भज गोविन्दम् भज गो ગોવિંદમ ગોવિંદમ ભજ મૂઢમતે પ્રાપ્તે સન્નિહિતે મરણે નહીં નહીં રક્ષતિ દુકૃય કરણે આગલા પ્રવચનમાં આપણે જોયું કે મૃત્યુ સમયે રક્ષા એટલે શું એનો અર્થ એવો નથી કે જે ભજન કરતા હોય એ મરે નહીં અથવા એને કોઈ માંદગી ન આવે કે એવું કંઈ ન થાય એવું નહીં પરંતુ મૃત્યુ સમયે પાંચ પ્રકારની પીડા જીવને થાય છે કઈ કઈ પાંચ યાદ છે એક શરીર વેદનાત્મક બે સ્વજન મોહાત્મક ત્રણ પાપ સ્મરણાત્મક ચાર ભાવિ ચિંતાત્મક પાંચ દેહ વિચ્છેદાત્મક આ પાંચ પીડા જીવને મૃત્યુ સમયે ઘેરી વળે છે એ પાંચ પ્રકારની પીડામાં ભગવાનનું ભજન એટલે ભગવાનનો આશ્રય ભગવાનની શરણાગતિ એની કરેલી ભક્તિ એ સિવાય બીજું કંઈ કામ આવતું નથી એવું શંકરાચાર્યજી કહે છે બહુ મર્મ છે કારણ કે ભક્તિવાન પુરુષો એમ કહે કે ભાઈ મૃત્યુ સમયે જીવને ભજન સિવાય કાંઈ કામ નથી આવતું તો એ તો સહજ છે કે એને ભક્તિમાં રુચિ છે પણ શંકરાચાર્યજી મારા જ્ઞાન માર્ગી છે અદ્વૈતના આચાર્ય છે અદ્વૈત માર્ગ એટલે નામ અને રૂપને મિથ્યા માને એ જ્ઞાન માર્ગ છે એ શંકરાચાર્યજી એમ કહે છે કે ભગવાનનું ભજન એ સિવાય બીજું કંઈ કામ આવતું નથી એટલે વાત બહુ વિચારણી અને મહત્વ ધરાવતી થઈ જાય તો મૃત્યુ સમયે જે આ પાંચ પીડા છે દેખીતી રીતે આપણે જોયું કે એમાં ભગવાન સિવાય બીજો કોણ સહાય કરે હવે સમજવાનો એ છે કે એ મૃત્યુ સમયે જે પીડા છે પાંચ પ્રકારની પીડા એ કદાચ ઓછી વધતી કોઈને હોઈ શકે મૃત્યુ સમયે ઓછી વધતી હોઈ શકે માંદગી હોય અવસ્થા હોય બહુ ઉંમર થઈ હોય તો વધારે પડતું શરીરનું દુઃખ અને આસક્તિ સંસારમાં વધારે હોય તો વધારે બધામાં મોહ હોય તો વધારે પીડા થાય અથવા તો મૃત્યુ સમયે જ પરિવારમાં કંઈક કલહ હોય તો ચિંતા વધારે સતાવે કે હવે શું થશે આ બધાનું આનું તેનું પણ કોઈને એવી અવસ્થા પણ ન પણ આવે એટલે એ પીડાઓ ઓછી વધતી હોઈ શકે અકસ્માત થાય તો કોઈ બહુ લાંબુ ચાલે નહીં હાર્ટ એટેક બહુ સિવિયર આવી જાય તો એક બે મિનિટમાં કામ પૂરું થઈ જાય પણ છતાંય સમજવાનું છે કે એ પીરિયડ ભલે ટૂંકો હોય ભલે એક બે મિનિટનો મામલો હોય પણ આ પાંચેય પ્રકારની પીડા ઘેરી તો વળે જ છે અને એ એક બે મિનિટ હોય તો પણ યુગો સુધી દુઃખ ભોગ્યો હોય એવો અનુભવ તો કરાવે છે હોય એક બે મિનિટનો ગાળો સમજો તોય એમ લાગે કે યુગો સુધી દુઃખ ભોગ્યું છે હવે એક બે ક્ષણમાં યુગોનું દુઃખ ભોગવાતું હોય એ વેદના કેટલી હોય સઘન કેટલી હોય તમને એમ લાગશે કે એવું કઈ રીતે હોઈ શકે હોઈ શકે આપણને જ્યારે સવારે ઉઠીએ ત્યારે એમ જ્યારે સ્વપ્ન આવતા હોય જ્યારે ઊંઘમાં જતા કે આવતા જ સ્વપ્ન આવે આ બધું બહુ જ હવે એ કઈ વિજ્ઞાનની લેબોરેટરીમાં નથી પકડાવાનું કે સ્વપ્ન કેમ આવે છે એ તને મશીનો મૂકીને જોતા હશે બધા કે સ્વપ્ન આવે છે ને ઊંઘમાં જાય ત્યારે આવે છે પણ આપણા શાસ્ત્રો એ તો આખું સ્પિરિચ્યુઆલિટી છે આપણે જાગીએ ત્યારે જીવ અહીંયા હોય છે ઊંઘમાં જાય એટલે જીવ ઓફિસ છોડી દે છે ઓફિસ ન છોડે ત્યાં સુધી આપણે આમ જ જાગતા હોય હવે આ વિજ્ઞાનની લેબરમાં ક્યાંથી આવે ત્યારે કંઠ પ્રદેશમાં થઈને જીવ હૃદયમાં આવે છે હૃદય એનું ઘર છે ત્યાં આવે એટલે ઊંઘી જાય છે અહીંયા વચ્ચેથી પસાર થાય છે એ એક સેકન્ડના અમુક ભાગ પૂરતો જ અહીંથી પસાર થાય એટલી ઝડપથી જાય છે છતાં એ જ વખતે આપણને સ્વપ્ન આવે છે એટલે જાગતા કે સૂતી વખતે જ સ્વપ્ન આવે વચ્ચે આવે જ નહીં આ રસ્તામાં જ છે બબાલ જે થાય એટલે તમે એક પણ એ ઘણાને અનુભવો છે જ્યારે સૂતા હોય સુવાની તૈયારી થાય ઊંઘમાં જવાનું થાય ત્યારે ઘણી વાર ઘણાને લગભગ એક ઝાટકો આવે અને પછી બીજી જ ક્ષણે આપણે સુઈ જાય એ ઝટકો શું છે ઓફિસ છોડે છે જી એ સ્થાન છોડે છે ને એકદમ ઝાટકો લાગે છે હવે એક સુવા જઈએ છીએ તોય ઝાટકો લાગે ત્યારે જીવ ખસે છે મરવામાંથી કેમ ખસે એ આપણે સમજાવ્યું હતું ને શરીરમાંથી દેહ જીવમાંથી જીવને જુદો કરવો એટલે પેલા કાંટાની વાળ તાર વાળી લોખંડની એમાં કોઈ ફસાઈ ગયો ને પછી જેમ ખેંચે અને જેમ ચૂરે ચૂરા થઈ જાય ચીચોડામાં શેરડીનો સાંઠો નાખો અને જેમ એની દશા થઈ જાય ને એમાંય વળ ચડાવીને પછી કાઢે ત્રીજી વખતે અને જે દશા થાય એવી દશા જીવને અનુભવાય કારણ કે કાયમી ઘર છોડીને જવાનું છે એકને એક મકાનમાં પચાસ વર્ષ ભાડે રહ્યા હોય તો એ નીકળતા દુઃખ થાય છે એટલે ભણવામાં કવિતા ને એવું આવતું પાઠ પણ આવતો જૂનું ઘર ખાલી કરતા એનું કાવ્ય આવતું બધું કવિએ ગણાયું છે શીશી બોટલ ને પેલું ને આ તેન બધું જો એટલે કંઠ પ્રદેશમાંથી જીવ એક સેકન્ડના અમુક ભાગ પૂરતો જ પસાર સમય લે છે પાસ થવામાં પસાર થવામાં એમાં સ્વપ્નો આપણને આવે છે છતાંય આપણને એમ લાગે કે આપણે દિવસો સુધી આપણે દુઃખ કે સુખ ભોગ્યું છે આપણી પાછળ જંગલમાં સિંહ પીડ્યો હોય એમ લાગે કે આ બે પાંચ કલાક સુધી દોડાવ્યા છે અને એટલી વારમાં તો જો વધારે પડતું હોય તો કપડાં પણ બગડી જાય કેટલું બધું થઈ જાય અને હોય નહીં તરી એક સેકન્ડ ના પણ અમુક ભાગ એક સેકન્ડ ના પણ અમુક ભાગ સાઠ ભાગ કરો એમાંથી અમુક જ ભાગ રોકાય છે પસાર થતા કેટલી વાર વીજળી વેગે જાય છે તો એમાં કેટલું બધું દેખાઈ જાય છે નહીતર એટલી વારમાં તો એક પિક્ચર પણ ન દેખાશ દેખાડી શકાય એમાં આપણે તો કોઈને મળીએ છીએ વાતો કરીએ છીએ મને તો ક્યારેક ઘણી વાર તો પ્રવચન કરી દો સવારે જાગો તો આખું પ્રવચન યાદ હોય બોલો હવે એમાં અડધો પોણો કલાક બોલ્યો હોઉં અને અડધો પોણો કલાક પાછું એનું એ જો બોલું તો અડધો પોણો કલાક લાગે પણ ખરો છતાંય એ સેકન્ડના અમુક ભાગમાં જે બધું બોલાઈ જાય છે એ કંઠ પ્રદેશની કરામત છે તો સુખ ને દુઃખ એ કંઠ પ્રદેશમાં એક સેકન્ડમાં કેટલાય દિવસોનું ભોગવાઈ જતું હોય તો જ્યારે જીવને દેહ છોડતી વખતે એને જે સમય મળે છે એ સમયમાં એને જિંદગીના બધા સારા નબળા કર્મો ઉપરાંત આ બધી આદિ વ્યાધિઓ ઉપાધિઓ બધું જ ઘેરી વળે છે અને પીડા અનહદ થાય છે એટલે એ પીડા એમાં ભગવાન સિવાય બીજો કોઈ રક્ષા કરી શકતો નથી બીજું એટલે ઘણું ઘણું આગળ સમજાવ્યું છે તમારી ક્ષમતા પ્રમાણે એમાં સમજી શકો છો આ તો જ્ઞાની મહાપુરુષનું રચેલું સ્તોત્ર છે આમાં જ્ઞાન માર્ગ પણ એટલો જ સમાયેલો છે અને છતાંય ભક્તિની મધુરતા પારાવાર છે તો સમજવાનું એ છે કે એવી જે પીડા છે એમાં ભગવાન સિવાય કોઈ રક્ષા કરતું નથી અથવા તો ભગવાન સિવાય કોઈ કામ આવતું નથી પણ સાવધાની એ છે સમજવાની કે મૃત્યુ સમયે આજે પાંચ પ્રકારની પીડા છે એટલી જ રક્ષાની વાત નથી કે એ રક્ષા પૂરતી જ આપણે ભગવાનને શરણે થવું જોઈએ એટલો જ રક્ષાનો હેતુ નથી ખરી રક્ષાની જરૂર તો મૃત્યુ પછી શરૂ થાય છે એપિસોડ નંબર ટુ એટલે રક્ષાના બે ભેદ થયા એક મૃત્યુ સમયે અને બીજું મૃત્યુ પછી એટલે દેહમાંથી જીવ નીકળી જાય પછી ખરી જરૂરત દેહ મૂક્યા પછી એમાં ભગવાનનું ભજન એ મૂડી એ સંપદા એ સિવાય કંઈ કામ આવતું નથી એ જેની પાસે મૂડી હશે એને ત્યારે કામ આવશે કારણ કે દેહમાંથી જેવો જીવ નીકળ્યો આત્મા છૂટો પડ્યો અને દુનિયા બદલાઈ જાય છે સમજાય છે ને આખી દુનિયા બદલાઈ ગઈ ત્યારે જ ખરી શરૂઆત જમાવટ જ ત્યારે થાય છે હવે વિદ્યાર્થી પરીક્ષા આપી દે એટલું પૂરતું નથી ખરી શરૂઆત તો રિઝલ્ટ ખુલે ત્યારે થાય છે પરીક્ષા આપે વાત પતી જાય છે ખરેખર એને જે પ્રોબ્લેમ ફેસ કરવાનો છે કે એને જે કાંઈ સ્ટ્રગલ કરવાનો છે એ બારમાનું બાર સાયન્સનું કે કોમર્સનું એનું રિઝલ્ટ ખુલે પછી જ હવે એને બધી પરિસ્થિતિઓ સામે આવે છે ને એમાં જ ખરી માથાકૂટ થાય છે અને એને જ પાર કરવાની કસોટી આવે છે કારણ કે ઘણા બહુ મોટા મોટા સ્વપ્ન છે એવા હોય ડોક્ટરમાં થવું છે મેડિકલમાં જવું છે ઇલેક્ટ્રોનિક્સ એન્જિનિયર થવું છે ઈસી થવું છે સીએ થવું છે એન્જિનિયર થવું છે ઘણા બધા સ્વપ્ન છે એવા હોય પણ એકાવન ટકા આવીને ઉભા રહી હવે એને પૂછો જે તમે શું કરશો એની વ્યથા કેવી હોય હે બધા જ પોતાના મિનારા બધા જ જે આકાંક્ષાઓ સેવીતી મહત્વકાંક્ષાઓ હતી બધી ચકના ચૂર અને એને કાંઈ સૂજે નહીં ધોળે દિવસે એને ગરઘોર અંધારું લાગે મારી હવે કેરિયર ખતમ થઈ ગયું શું કરું હા હા હા મને કેટલો બાયોલોજી વિષય કેટલો પ્રિય હતો અને મારે હવે શું કરવાનું હવે એમ થાય છે કાંકરિયા જાઉં અને જાય છે ને પરીક્ષા આપી દીધાથી કઈ પૂરું નહોતું થયું હવે જ શરૂઆત થઈ એમ ભાઈ આ જીવન છે ને એ તો એક્ઝામ છે બાલ યૌવન ને વૃદ્ધાવસ્થા ત્રણ કલાકનું પેપર અને મૃત્યુ સમયે ખાલી દસ મિનિટ વધારે આપે દસ મિનિટ એને ચેતવીને આપે કે હવે તમારે સપ્લિમેન્ટરી હોય ને બધી બાંધો સરખી કરવા કરે દસ મિનિટ આપે બસ એ એ હાર્ટ એટેક એટલે ત્રણ આપે છે ભાઈ પેલો આપ્યો હવે તમે દોરો લઈ લ્યો ભગવાન તો બહુ દયાળુ છે પણ વાલીડો કે હવે વાંધો ને એક આવી જાય તોય ડગડા દાબતો હોય લાવા આવવા દો મોહન થાળ આવવા દો ગુલાબ જાંબુ આવવા દો ઓલો આવશે બીજો આવશે ત્યારે જોયો જશે ભગવાન તો ચેતવે છે ચેતવણીઓ આપે જ છે એટલે એ દસ મિનિટ પછી છેલ્લે એવું કંઈક રોગ આવે માંદગી આવે આ તે એ છે એટલે જીવન છે એ એક્ઝામ છે અને મોત છે એ રિઝલ્ટ છે એ રિઝલ્ટ ખુલ્યો અને પછી કે છે દેખો બેટે આ જો તમે કર્યા એ બધા કર્મોના ફળ હવે ભોગવા માટે તૈયાર થઈ જાઓ અને ત્યારે ગેંગે ફેફે થાય છે કારણ કે બહુ મોટા તત્વચિંતક ને ક્રાંતિકારી ને મૌલિક વિચારક ને શાસ્ત્ર મર્મગ્ન ને ધર્મ પુરુષ ને એવી બધા ઓઠા હેઠળ ડીંગ માર્યા હોય કે જમપુરી બમપુરી કઈ નથી કોઈ જમ બમ લેવા મોત સમય આવતા નથી આટલા બધા માણસો હોય ને જમ કેમ પૂરા પડે તર્ક તો બધા આપે ને કે કેમ પૂરા પડે આટલા બધા કોઈને જોયા મોટા આ મોટા રામાયણ ને ભાગવતની કથા કરનારાઓને મુખ્ય આ કાને મેં સાંભળ્યું છે ને કે જમબમ કાંઈ લેવા નથી આવતા હવે શું કેવું ભાગવત ની કથા કરે અને ભાગવતમાંથી બધી વાતો આવે છે તો એનો અર્થ શું છે વ્યાસજી બોગસ વાતો લખે છે થયું તો એના કથા કરવાનું છોડી દે ને રામાયણમાં એ બધું આવતું હોય છે તો પછી તમે શું આ રામાયણની કથા કરો છો એમાં વિશ્વાસ અમ થાય કે મને ગ્રંથ નિષ્ઠા છે તો ગ્રંથ નિષ્ઠા છે તો આમાં તો મેં એક વાર પહેલાં કહ્યું હતું કે તમને વાત ન સમજાય તો જાહેરમાં તો ન જ બોલે કે હું આ વાતનો વિરોધી છું તો પછી એ જે મહાપુરુષનો રચેલો ગ્રંથ છે એના પ્રત્યે ભક્તિભાવ ક્યાં રહ્યો ગ્રંથ પ્રત્યે ક્યાં રહ્યો હું વચનામત લઈને બેસું મને આ વચનામત આટલું તો મને કોઈ મેળ જ પડતો નથી તો એ વાત જ ના કરાય ને મેં જાહેરમાં જ વચનામૃતનું અવમૂલ્યન કરી નાખ્યું એની સાથો સાથ શ્રીજી મહારાજનું પણ અવમૂલ્યન કરી નાખ્યું કે આવું એમણે લખી નાખ્યું મને ગળે નથી ઉતરતું એટલે હું એનો એ વાત મને નથી મંજૂર તો મંજૂર ન હોય તો તું તારા ઘરે જા ને પણ જાહેરમાં તો ન જ બોલાય ને આપણને સેજે ભક્તિભાવ હોય તો એમ આપણા નાથનું કે આપણા ગુરુનું નીચું તો કેમ આવે આદર અંદર સમજે તો એની પાસે એકાંતમાં કહે પ્રભુ આ નથી સમજાતું એમ તો એ તમે એમ કહો જમબમ નથી આવતો તો દેખાડે એ આવે છે તારે અત્યારે જોવા હોય તો અત્યારે આવે એવું છે બહુ મોટી વાત છે એટલે ડિંગ મારી હોય બધી કારણ કે એકવાર પ્રસિદ્ધિ પકડાઈ જાય ને પછી કોઈને કોઈના બાપની સાડી બાર રહેતી નથી તમારે જેમ ધંધો જામી જાય પછી કોઈને સાડી બાર કરે પણ જે બિચારો આમ હજી લટકતો હોય એ કે હા ભાઈ વાંધો નહીં પાંચ પૈસા ઓછા તો ઓછા લઈ જાઓ ને એટલે જામી ગયો હોય કે ગરજ હોય તો આવો અમે તો એક્સપર્ટ જ કરીએ છીએ આ તો વળી તમે આયા એટલે વાત કરી અરે વાત કરી આજે વાત કરવાના પૈસા થાય છે યાર એને ગરજ જ નથી ને કઈ ગરજ નથી એટલી બધી ઉપડી જાય ગાડી પછી એને પછી એમ જ હોય માણસ છે ને એ પણ એક સંપદા છે અનુયાયીઓ છે ને એ પણ એક સંપદા છે પૈસાનો જેમ જોશ આવે એમ આ અનુયાયીઓનો પણ જોશ હોય છે એટલે ડીંગ મારી હોય બધી કે જમપુરી જમપુરી બમપુરી કાંઈ નથી કોઈ જમબમ તે લેવા જીવને આવતા નથી સ્વર્ગ નરક જેવું કાંઈ છે નહીં યમ નરકવાસ કાંઈ છે નહીં ભૂત પ્રેત જેવું કાંઈ છે નહીં લક્ષચોરાસીના ચક્કર ને એવું કાંઈ છે નહીં બધે એ બધો પડદો ઊંચકાય છે અને સામે દેખાય છે સામે જ આવ્યું હવે શું કરવું કારણ કે હું એમ ડીંગ મારી રાખું કે આ શરીરમાં આત્મા જેવું કાંઈ નથી બોલો જે બોલનારો છે એ જ ઇનકાર કરે છે આનાથી બીજો મૂઠ કોણ કોઈ જે બોલે છે એ જ આત્મા બોલે છે છતાં એમ કે આત્મા જેવું શરીરમાં કાંઈ નથી બેટરી જેવું છે આ બેટરી સેલ હોય એમાંથી એનો પાવર ઉતરી જાય પછી બેટરી પૂરી થઈ ગઈ પછી એના અગ્નિ સંસ્કાર કરવા સંસ્માન યાત્રા કરવી પછી એનું બારમું તેરમું કરવું આવું બધું ભાઈ જરૂર એની પાછળ ધૂન ભજન કરવા બેટરી સેલ ઉતરી ગયા પછી એટલે મિથ્યા છે એમ આત્મા જેવું કઈ છે નહીં પણ બેટરીનો સેલ કોઈ દી બોલ્યો કે હું બેટરીનો સેલ બોલું છું અને મારો પાવર ખૂટવામાં છે બોલ્યો કે આ તો વિવેક જડ ચેતનનો છે બહુ ગજબ વાત છે આત્મતત્વ પણ એમ સ્વીકૃત નથી થતું કઠોપનિષદની અંદર નચિકેતાએ યમ રાજાને પાસે જઈને પૂછ્યું છે ને ત્યારે એને આ એક પ્રશ્ન કર્યો છે કે પ્રભુ મારે એ જાણવું છે કે મરી ગયા પછી આત્મા રહે છે કે નહીં આવી ઓથેન્ટિસિટી તો યમરાજા સિવાય કોને હોય કારણ એને આખું પોસ્ટમોર્ટમ બધાનું એને જ કરવાનું એને જ પાકી ખબર હોય એટલે કેવો એ માણસ પકડ્યો કે જેની પાસેથી રાઈટ જવાબ જ આવે કે મરી ગયા પછી આત્મા રહે છે કે નહીં જીવ ખરેખર બચે છે કે નહીં યમરાજાએ શું કીધું તારો પ્રશ્ન વ્યાજબી છે પણ આ બાબતમાં તો દેવતાઓની શંકા થઈ જાય વિચાર કરો યમરાજા એમ કે છે કે દેવતાઓને સંશય થઈ જાય છે કે ખરેખર કારણ કે એ પડે તો છે જ હવે જયારે એ શરીર ધારણ કરીને ભોગવિલાસ કરતા હોય ત્યારે એને નથી લાગતું કે હવે હશે કાંઈ આમાં આ સાધના જ આખી જુદી છે એટલે યમરાજ કહે છે કે આમાં તો દેવતાઓને સંશય થઈ જાય છે કે આત્મા રહે છે કે નહીં એટલે બેટે એ પ્રશ્ન જવા દો બીજું કંઈક પૂછો અને માગો નચિકેતા કે ના મારે આ જ પ્રશ્નનો જવાબ જોઈએ છે અરે હું તું માગે તે ધન સંપત્તિ પૃથ્વીનું અનર્ગળ રાજ્ય આપું સત્તા આપું અનેક સુંદરીઓ આપું જે ભોગ માગે તે ભોગ વિલાસ આપું નચિકેતા એમાં લોભાયો નથી મારે આત્મવિદ્યા જ જોઈએ છે ત્યારે યમરાજ બહુ ધર્મરાજ બહુ પ્રસન્ન થયા અને પછી એને આત્મવિદ્યાનો આખો બોધ આપ્યો છે કઠોપનિષદ બહુ અદ્ભુત છે ઈશાવાસ્ય કઠોપનિષદ આ બધા ઉપનિષદ છે વિશ્વમાં આવું ક્યાંય જ્ઞાન નથી અને એ વિશ્વના ચિંતકોએ સ્વીકારેલું છે ભારતના ઉપનિષદોમાં જે તત્વજ્ઞાન છે એ વિશ્વમાં ક્યાંય નથી એની આગળ તો વિશ્વની બધી ફિલોસોફી બચ્ચા જેવી છે એટલે આત્મા કઈ બચતો નથી ના નથી ભૂત પ્રેત નથી યમપુરી નથી જમબમ કઈ આવતા નથી એ લેવા જ આવ્યા અને દુનિયા બદલાઈ હવે શું કારણ કે ના પાડી દેવાથી તો કઈ પતતું નથી ને પેલી આપણે શાહ મૃગીની વાત થાય છે ને શાહ મૃગ હોય અને શિકારીઓ પકડવા આવે એટલે એ રેતીમાં મમ કરી અને એનું માથું ગાલી દે બસ હવે મને કોઈ દેખતું નથી તું દેખતો નથી તને તો જુએ જ છે ને એવી રીતે શાહ મૃગી વૃત્તિ આવી પલાયનવાદી વૃત્તિ આંખાડા કાન કરી દેવાની વૃત્તિને પછી શાહ મૃગી વૃત્તિ એનું નામ પડ્યું એવી રીતે આંખ બંધ કરી દેવાથી કોઈ સત્ય એ જૂઠ નથી થતું ગમે એટલો આત્માનો ઇનકાર કરીએ નથી નથી પણ છતાં છે એ તો નીકળે છેલ્લે પણ આ વસ્તુ શું છે દેખાતું નથી ને એટલે આ વૈજ્ઞાનિક યુગમાં તો વધારે એનું બહુ વળ ચડી ગયો કે જે વસ્તુ અમને દેખાય એ જ અમે માનીએ એ બહુ સરસ મજાનું સુંદરમ કવિ સુંદરમ એનું એક ગીત છે કાવ્ય છે સુંદરમ નામ તો સાંભળ્યું છે ને કવિનું બહુ સરસ શું એને લઈ બાંધ્યો છે સાંભળવું છે બહુ સરસ દેખાતો નહીં તેથી નહીં એ વાત ના સય ના સય મારા ભાઈ સહી એટલે સાચી દેખાતું નહીં તેથી નહીં એ વાત ના સહી ના સહી મારા ભાઈ દેખાતું નહીં તેથી નહીં એ વાત ના સહી રણની રેતીએ દ્રષ્ટાંતો આપ્યા અદભુત રણની રેતીએ નથી દરિયો દીઠેલ રણની રેતીએ નથી દરિયો દીઠેલ નથી દીઠો સૂરજ કદી ગુડ રણની રેતીએ કોઈ દરિયો જોયો હોય જિંદગીમાં મરી જાય તોય યુગો જાય તોય એને કલ્પના જ ના આવે સહરાની રણની રેતીને કે દરિયો કેવો હોય રણની રેતીએ નથી દરિયો દીઠેલ નથી દીઠો સૂરજ કદી ગુડ દરિયો સૂરજ તેથી ગપ્પા ગણે તેને ગણવા તે ઘૂડ ગળા બૂડ દેખાતો નહીં તેથી નહીં એ વાત ના સહી ના સહી મારા ભાઈ લઈ કેવો છે જો બહુ સરસ એને કેવું મુખડું બંધાઈ ગયું ગજબ ગુડ હોય એને કોઈથી સુરત જોયો નથી હવે જઈને ગુળને પૂછો તો એને તો ના જ પાડવાનું છે એવું કંઈ છે જ નહીં જોયો જ નથી એટલે નથી રણની રેતી નું માની લેવું અને ખરેખર ઈશ્વરનો ઇનકાર કરવા વાળા હોય ને રણની રેતી જેવા કોરા ધાકોડ જ હોય અને ગુડ જેવા હોય સીધું તો આપણે કહેવાય નહીં પણ આમાં કેવાય અજવાળું કોઈ દી જોયું નથી આંખો મીચીને કોઈ દી કોઈ ધ્યાન ભજન કર્યું નથી એની દિવ્ય પ્રકાશ નહીં કે એની ઝાંખી કે એની કલ્પના જ ક્યાંથી આ વિવેકાનંદજી પણ જયારે રામકૃષ્ણ પરમહંસ પાસે ગયા ને આવું કઈ નથી ને એવું બધું કર્યું અરે તારે અત્યારે જુઓ છે હા બેઠા જેવી આમ છાતીમાં તેનો ચરણનો અંગૂઠો અડાડ્યો ત્યાં આખું જયારે બ્રહ્માંડ આમ વિલીન થતું હોય એવું થયું નાડી પ્રાણ સંકેલાવા માંડ્યા અને ઉજાસ થઈ ગઈ ધોળે દિવસે સૂર્યના તેજ ઝાંખા પડે એવું બ્રહ્મ તેજનો પ્રકાશ થયો વિવેકાનંદજી લખે છે કે ત્રણ દિવસ ને ત્રણ રાત સુધી મને આ બ્રહ્મનો પ્રકાશ દેખાતો રહ્યો હવે હું કયા મોડે કહું કે નથી એના સ્પર્શમાં જ મને બધું દર્શન કરાય એ આ દેખાતા પ્રકાશથી બહુ ભિન્ન પ્રકાશ છે પણ વિવેકાનંદ નહીં માનવાનું બધા ગપ્પા જ કરવા દરિયો સૂરજ તેથી નહીં દરિયો સૂરજ તેથી ગપ્પા ગણે તેને તે ગણવા ઘૂડ ગળા બુટ દેખાતું નહીં તેથી નહીં એ વાત ના સહી ના સહી મારા ભાઈ સૂરજ તપે ત્યારે તારા બુજાય સૂરજ તપે ત્યારે તારા બુજાય અને તારા તગે ત્યારે નહીં સૂર તો હું સમજું એ સાચું બીજું બધું કાચું એ તો પીધેલની વાતો ચકચૂર દેખાતું નહીં તેથી નહીં એ વાત ના સહી ના સહી મારા ભાઈ આમ તો મેં મીઠાશી કે છે ભાઈ કે છે મારા ભૈલા આ દેખાતું નથી એટલે નથી એમ તું કરે છે પણ હવે આનો જ જવાબ દે લે સૂરજ તપે ત્યારે તારા બુજાય તારલાઓ તો અખંડ હોય છે ને ચોવીસો કલાક હોય સૂરજ ઉગે ને દેખાતા નથી ધોળે દિવસે પણ જો બહુ ઊંડા અંધારા કુવામાં વયા જઈએ તો બધા તારા દેખાય અરે આ શહેર કરતા ગામડામાં તારા મંડળ એટલું બધું આપણને જગતું તગતું દેખાય કે આપણને એમ થાય કે આંગળી પણ ન જાય એટલી જગ્યા ન હોય પણ એવું આકાશ મંડળ જોવાનું શહેરવાસીઓના કેના નસીબમાં હશે એટલે ઘણી વાર આપણને થાય કે એવી કઈ એવી એ અમાસની રાત હોય બે રાત પૂનમની અને અમાસની રાતે આખો બ્લેકઆઉટ રાખવો જોઈએ શહેરમાં એટલે પૂનમની ચાંદણી માળવા મળે એક વાર વર્ષો પેલા પૂનમની રાતે લાઈટ ગઈ હતી શું મજા આવી હતી હજી મને ભૂલાતું નથી આખું શહેર અંધકારમાં એમાં ચાંદની વર્ષે તે દીધી અગાસીમાં મજા આવી ઓહો એમ થાય કે દર પૂનમે અને દર અમાસે અમાસે બ્લેકઆઉટ થાય એટલે તારા મંડળ અદભુત ગે બી કચેરી દિશે આપની કવિ કલાપી ગે બી કચેરી જાણે પરમાત્મા કચેરી ભરીને બેઠો હોય એવું લાગે છે પ્રભુ એવું લાગે છે આ જોવા માટે ખરેખર વેકેશન હોય તેમાં બે પાંચ દિવસ કોઈ ગામડામાં ન હોય તો કોઈક માસી કે કાકા બનાવી લેવાય અને જવું જોઈએ ખરેખર અદભુત તો સૂરજ તપે ત્યારે તારા બુજાય અને તારા તગે ત્યારે નહીં સૂર છે જ નહીં તોય હું સમજું તે સાચું બાકી બધું કાચું એ તો પીધેલની વાતો ચકચુર બહુ પી ગયો હોય એવી વાતો છે આ પી ગયાની વાતોમાં તો પછી કોઈ વાતની મજા જ નહીં પેટ્રોલ પંપ ઉપર જઈને દારૂડિયો ઢીચ થઈ ગયેલો ત્યાં જઈને ઉભો ગમે તેમ કરીને ઓલા મશીન ઉપર સિક્કો નાખ્યો અને પછી રોવા માંડ્યો એને એમ કે વજન યુ માપવાનું છે રેલવે સ્ટેશન ઉપર હોય ને ગમે તેમ કરીને ગમે ત્યાં સિક્કો ઘુસાડ્યો ને પછી એની સામે જોઈને રોવા માંડ્યો એટલે કે શું છે બહુ વજન ઘટી ગયું ઝીરો થઈ ગયું હા જીરો થઈ ગયું હવે એની વાતો મનાય એમ તમારે એટલે કવિએ લખ્યું સુંદર સુંદરમે કે પીધેલની વાતો એ તો પીધેલની વાતો ચકચુ એક જણો છે ને દારૂ પીને આવે ને એટલે ઘરવાણી પછી એને મારે ધોકે ધોકે મારે એટલે એકવાર એને નક્કી કર્યું કે આપણે પીન તો જાય પણ આપણે એવું કરવું ને કે જેથી એને એમ થાય કે આ નથી પીધું એટલે એકવાર શું કર્યું પીને તો આવ્યો પણ આવી અને ગીતા વાંચવા માંડ્યું એટલે ગીતા વાંચતો હોય તો કેટલો આમ ઓલ્યો હોય એટલે એની પત્ની આવી બે નાખ્યા તો પેલો કે મેં પીધો નથી તોય શું મારે છે હું ગીતા વાંચું છું નથી ખબર પડતી તો કે તું ગીતા વાંચે કે મારી સુટકેસ ખોલીને બેઠો છો ગીતા વાંચે સુટકેસમાં ગીતા દેખાય આવડી મોટી ગીતા મોટું વર્ઝન લ્યો પીધેલની વાતો ચકચુર હવે કેમ માનવી દારૂડિયાની વાતો તો મનાય બે પાંચ જણા દારૂ પીને જાડવા એટલે લેલું થઈને પડ્યા હતા ને એમાં આવું ટાણું તે વીજળીનો ચમકારો થયો એક જણો કોણી મારીને કહેલા એ ભાગો કોકે ફોટો પાડી લીધો સવારે છાપામાં આવશે અને આપણા બાપા ઓળખી જાય તો છે તોડી નાખશે બોલો હવે દારૂડિયાની વાતો કેમ માનવી તમે કે ટ્યુબલાઇટ સ્ટ્રીટ લાઇટની ટ્યુબલાઇટ હોય ને તે ઉપડતી નહોતી જબક લબક થાય ને જબક લબક તે એમાં દારૂડિયા પીન નીકળ્યા છે રૂપાળી આંખો ટમટમ આવે છે બહુ રૂપાળી આંખો ટમટમ આવે છે પણ નીચે આવે તો વાત કરીએ લે હવે ટ્યુબલાઇટમાં એના બૈરા દેખાય એટલે હવે એની વાતોમાં શું માનવું એમ કવિ સુંદરામે એવો એવો એને જડવે સલાક તમાચો માર્યો કે એમ તમે કયો છો નથી દેખાતું એટલે નથી અને હું માનું હું સમજુ એ સાચું એ તો તમે પી ગયા છો શું પી ગયા છો આ મોહ મદિરા સંસારની પી ગયા છો અજ્ઞાનની મદિરા પી ગયા છે અને નશો ચડી ગયો છે એટલે તમને આ ઈશ્વર તત્વ સમજાશે નહીં પણ પછી બહુ સરસ વાત કરી એમણે કે આંજણ પહેલાની અને આંજણ પછીની આંખ દેખ્યા દેખ્યામાં બહુ ફેર આંજણ આંજ્યું હોય અને આંજણ ન આંજ્યું હોય એ આંખમાં બેમાં ફર્ક છે ને સુંદરમ કે છે આમાં તો એને શું અદભુત વાત કરી છે ભાઈ આંજણ પહેલાની અને આંજણ પછીની આંખ દેખ્યા દેખ્યામાં બહુ ફેર માટે આંજણ મારું જો તને ખપતું હોય ઓ અજાણ્યા જણ તો તારા ઉતારું સહુ ઝેર દેખાતું નહીં તેથી નહીં એ વાત ના સહી ના સહી મારા ભાઈ એ આંજણ મારી પાસે છે તારી આંખમાં આંજણ નથી એટલે તને આ બધું સારું દેખાતું નથી પણ મારી પાસે એવું આંજણ છે કવિ કે એ આંજણ જો તને ખપતું હોય તો હાવ અજાણ્યો છો ને સત્સંગી સત્સંગી એ મળેલા છે કુટુંબ છે પરિવાર છે સંબંધી છે હવે જે માનતો જ નથી તો અજાણ્યો જણ છે ખરેખર એ વાત કરી દીધી જે ભગવાનમાં માને ભજન કરે સત્સંગ કરે એ જ આપણો પરિવાર પણ જે ભજે નહીં એ આપણો પરિવાર છે જ નહીં કુટુંબી નથી સંબંધિત નથી એટલે મારી પાસે એવું આંજણ છે જો તને ખપતું હોય ઓ અજાણ્યા જણ તો એ આંજણ આંજુ તો તારા બધા ઝેર ઉતરી જાય અને ઝેર ઉતરતા જ તને બધું સ્પષ્ટ દેખાશે સર્પનું ઝેર ચડી ગયું હોય તેને કડવો લીમડો મીઠો લાગે લે હવે એની પાછળ આપણે કેવી રીતે પ્રમાણ લેવું કે લીમડો કેવો હોય પણ એને જેવું ઝેર ઉતરી જાય તો તરત એમ કેશે કે ના લીમડો કડવો છે તો આ ઝેર આંખમાં છે કવિ કે સુંદરમ એટલે જે સંત ભક્તો છે એની આંખ આંજણ આંજેલી છે એ આંજણ શેનું છે દિવ્યતાનું છે શ્રદ્ધાનું છે વિશ્વાસનું છે ભક્તિનું છે પવિત્રતાનું છે સત્સંગનું છે એ આંજણ આંજ્યું છે એટલે એને બધું દેખાય છે આ તમે કોઈ અમુક વિદ્યાના પુસ્તક ને એવું બધું વાંચતા હોય તેમાં ઘણી વાર એવા સિદ્ધ યોગીઓની વાતોમાં આવતું હોય છે એવું તમને એવું સિદ્ધ યોગ આ તુલસીદાસજીએ પણ સિદ્ધાંજનનો ઉલ્લેખ કર્યો છે રામચરિત માનસમાં કે સિદ્ધાંજન હોય એ તમને સિદ્ધ પુરુષો આંજી દે તો તમને પૃથ્વીમાં ક્યાં રૂપું છે ક્યાં સોનું છે ક્યાં બીજી ધાતુઓ છે બધું જ દેખે બોલો એવું સિદ્ધાંજન આવતું છે ને એવા ઋષિઓ પેલા કરતા છે એવું કેટલી વિદ્યાઓ હોય આપણી પાસે નથી એટલે શું એવું સિદ્ધાંજન આંજે તો એને બધું જ પૃથ્વીના પેટાળમાં ક્યાં શું છે એ બધું દેખાય છે એમાં શ્રદ્ધાનું ભક્તિનું અંજન જેની આંખમાં છે એને પરમાત્મા સ્પષ્ટ દેખાય પણ તારે આંજણ ખપે છે તો હવે સાવ અજાણ્યો છો એ આંજણ સત્સંગમાં મળે છે આ લોહીનું ટીપું મને તમને આપે આપણને એમાં લાલ પાણી સિવાય કાંઈ દેખાય હવે પેથોલોજીસ્ટ ડોક્ટરને આપો ની લેબમાં જઈને જુએ તે કે આમ કે લે તમને કમળો છો તમને મેલેરિયા થયો તમને ઝેરી મેલેરિયા થયો તમને ટાઇફોઇડ થયો તમને તો બ્લડ કેન્સર થયું છે એટલે અમે તો લાતું લાલ પાણી દેખાય છે તમને દેખાય પણ મને આમાં બધું દેખાય એક લોહીના ટીપામાં બધું જુએ છે ને એને કેમ દેખાય છે ભાઈ આપણને કઈ દેખાતું નથી ગમે એમ જુઓ ને તમે એમ જોઈને શું આખો તમને બોટલ રેડી દે તોય તમે ન કહી શકો કે આને મેલેરિયા થયો છે કે આને કમળો થયો છે આને ટાઈફોઇડ થયો છે કઈ કહી શકો પેલો આમ લઈને તરત જ કહે છે તમને તો બહુ ભયંકર ટાઈફોઇડ થઈ ગયો છે જોવો બે આંખમાં ફેર પડ્યો કે ના પડ્યો છતાં આપણે પેલા ડોક્ટર ને કઈક તું કહે છે જૂઠું છે તો એનો શું અર્થ કરવો એને બ્લડના લોહીના એક ટીપામાં બધું દેખાય છે લાલ સેલ દેખાય શ્વેત કણો દેખાય એટલે શ્વેત કણો લાલ પાણી છે એમાં શ્વેત કણો માપે કેટલા છે એનું કાઉન્ટે આપે તમને કે ચૌદ હજાર છે દસ હજાર છે ને એને માપીને કાઉન્ટી આપે હવે આપણને મારો ધોળો અંશે નથી દેખાતો અને એ ટીકાને બટાલિયન બટાલિયન છે અંદર કાંઈ પણ આપણને વિશ્વાસ આવે એવી વાત છે પણ એની પાસે એક સૂક્ષ્મ દર્શક યંત્ર છે આંખ તો આપણા જેવી જ છે પણ એક યંત્ર લગાવે છે ત્યારે જોવે છે ના આમાં આ વસ્તુ છે બસ એમ છે ને આ વ્યાસ ને વાલ્મીકી મોટા મોટા પુરુષો છે ને સુરદાસજી હોય મીરાબાઈ હોય તુકારામ હોય નાનક હોય ગોપાળાનંદ સ્વામી હોય ગુણાતીતાનંદ સ્વામી હોય નરસિંહ મહેતા હોય આ બધાની આંખ ઉપર દિવ્યતાનું અંતર યંત્ર લાગ્યું છે એટલે એને સ્પષ્ટ દેખાય છે કે આ જગતમાં પરમાત્મા છે આત્મા છે આ બધું અર્જુન ભગવાન શ્રી કૃષ્ણને જોતો તો વિશ્વ રૂપે જોતો આંજણાજી દીધું ભગવાન કે જો તારે જોવું છે રૂપ તો દદામી મેં દિવ્ય ચક્ષુ દદામી તે દિવ્ય ચક્ષુ આ આંખથી નહીં દેખાય મારે આંખ બદલવી પડશે અને ભગવાન દ્રષ્ટિ માત્ર તેની દિવ્યતા ભરી દીધી તો ભગવાનનું સ્વરૂપ કેવું વિશ્વરૂપ દેખતો અને બધા ભગવાન બિલકુલ નાનકડા ત્રણ ચાર હાથના જ દેખતા બંનેની આંખમાં ફેર છે એ મહાપુરુષોની આંખોથી આ બધું દેખાય છે ને દેખાય છે એટલે એ લોકો કહે છે એ કહે છે એટલે આપણે માનવું જોઈએ પણ આમાં ભાઈ શું છે આ મૂળ કોને કહેવાય એક જણો એના છોકરાને એક ગુરુકુળમાં મૂકવા ગયો એટલે ગુરુકુળના સંચાલકો હતા એમણે કીધું કે વાંધો નહીં રાખો બાપાએ શું કીધું એના ફાધરે છોકરાના બાપાએ કે આ મારો છોકરો સાચવો એમાં છે ને અઠાણું ગુણ છે અને બે દુર્ગુણ છે સંચાલક તો ખુશ થઈ ગયા કે આવો છોકરો હજી સુધી નથી આવ્યો અઠાણું ગુણ એટલે અને બે જ દુર્ગુણ છે શું હા તમે ગોતજો આપણામાં તો બે પાંચ સદગુણ હોય ને પંચાણું અઠાણું દુર્ગુણ હોય એટલે ખુશ થઈ ગયો પણ કે આ બે દુર્ગુણ અને અઠાણું સદગુણ અઠાણું સદગુણ છે ખાલી બે દુર્ગુણ છે પણ ગોતજો તમે થોડા દિવસ થયા એટલે એમને બોલાવ્યા કે દુર્ગુણ જડી ગયા છે આવો શું છે દુર્ગુણ તો એક એનામાં અક્કલ નથી અને બીજું બીજાનું માનતો નથી પોતામાં અક્કલ નથી અને પાછું બીજાનું માનવું નહીં એના જેવા દુર્ગુણ દુનિયામાં બીજા કોઈ નહીં પોતાને અક્કલ ન હોય તો બીજાનું માનવું જોઈએ એટલે બીજા અઠાણું સદગુણ હોય દુર્ગુણ થઈ જાય આને પોતાને અક્કલ નથી અને બીજાનું માનતો નથી એનું કામ કેમ પાડ પાર પાડવું તો અત્યારે આજે ભણેલા ગણેલા અને અવિશ્વાસી જે બધા થઈ ગયા બસ પોતાને દેખાતું નથી અને જેનું દેખાય છે એનું માનવું નથી આને કહેવાય મૂઢ વિશ્વાસ ક્યાં છે દેખતાઓનો વિશ્વાસ નથી અને પોતે આંધળા છે કબૂલ કરવું નથી એટલે આ મૂઢનો એક અર્થ શું છે ખબર છે પોતે અજ્ઞાની હોવા છતાંય જ્ઞાની માનવો ને એના જેવો કોઈ મૂઢ નહીં સોક્રેટિસ ગ્રીકમાં થયા ત્યાં ડેલ્ફી દેવી પૂજાય સોક્રેટિસના જમાનામાં આવું હશે કે દેવીને કોઈ પ્રશ્ન પૂછે તો દેવી એના પૂજારી મારફતે એના જવાબો આપે સમજો ને આપણે માતાજીને ભૂવા જેવું <laughs> બસ હા એ દેશનું હોય વાતો વિદ્વાનની હોય એટલે બધા હાયા પાડે હવે અહીંયા આપણે ઘરે ઘરે નાકે નાકે એવા બેઠા દેવી દ્વારા બેઠા ડેલ્ફી દેવી તો કેટલી છે વાત વાતમાંથી નીકળે છે ત્યાં એક જ હશે એટલે પૂજારી મારફતે જવાબ આપે તેમાં બધા લોકો ભેળા થયા પછી પૂછ્યું દેવીને કે અત્યારે ગ્રીકમાં જ્ઞાનીમાં જ્ઞાની પુરુષ કોણ છે એટલે ડેલ્ફી દેવીએ પૂજારી મારફતે કહ્યું કે સોક્રેટિસ અત્યારે જ્ઞાનીમાં જ્ઞાની પુરુષ છે જવાબ સાચો આપ્યો એટલે લોકો તો તરત સોક્રેટિસ પાસે ગયા આદર આપવા માંડ્યા પ્રણામ કરવા માંડ્યા સોક્રેટિસ કે ભાઈ શું છે તો કે તમે જ્ઞાની પુરુષ છો એટલે અમે તમારી પાસે આવ્યા છો સોક્રેટિસ કે તમને કોને કીધું હું જ્ઞાની છું હું સાવ અજ્ઞાની છું મારા જેવો ગ્રીકમાં કોઈ અજ્ઞાની નથી લ્યો બોલો તમને જેને કીધું હોય તે ખોટું છે મારા જેવો અજ્ઞાની કોઈ નથી એ હું કહું છું મારું હું જાણતો હોઉં ને એટલે મને કોઈ જ્ઞાની કહેતું હોય તે બિલકુલ ખોટું છે એનો ભ્રમ છે મારા જેવો અજ્ઞાની કોઈ નથી વાત જ છોડી નહીં હું અજ્ઞાની છું મારા જેવો કોઈ ગ્રીકમાં નથી અને તમને જેણે કીધું હોય તેણે કે હું જ્ઞાની છું એ વાત સદંતર ખોટી છે હું અજ્ઞાની છું અને મારા અજ્ઞાને હું હું જ કહું છું આ લોકો મૂંઝાયા ફરી પાછા આવ્યા અને પાછું ડેલ્ફી દેવીને પાછી પ્રાર્થના કરીને કહ્યું કે સોક્રેટિસ તો એમ કે છે કે મારા જેવો કોઈ અજ્ઞાની જ નથી એટલે દેવીએ જે જવાબ આપ્યો ને એ તાજુબનો આપ્યો કે એ જ અજ્ઞાની પોતાને માને છે પોતાના અજ્ઞાનને બરાબર સમજે છે માટે એ શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ જ્ઞાની છે એના અજ્ઞાનને બરાબર જાણે છે એટલે એ શ્રેષ્ઠ જ્ઞાની છે શું વાત છે ભાઈ તમે રૂવાડા ઉભા થઈ જાય એવી જે માણસ પોતાના અજ્ઞાનને જાણે એ શ્રેષ્ઠ જ્ઞાન જે પોતે પોતાના જેટલા જ્ઞાનને આગળ કરી રાખે એટલું અજ્ઞાન આપણે અજ્ઞાનને સ્વીકારતા નથી પોતાને દેખાતું નથી અને બીજાને જેને દેખાય એનું આપણે માનવું નથી એટલે જેનો ઇનકાર કર્યો હતો એ બધું સામે આવીને ઉભો રહ્યું ભૂત પ્રેત સ્વર્ગ નર્ક લક્ચોરાશી ગર્ભવાદ જન્મ મરણ પેલા જમકિંકર આવ્યા લેવા યમદૂતો પાસ લઈને આ બધા તે બધે બહુ એમના પર કોમિક કરતા હતા પાડા ઉપર આવે ને પાડા હોય તો પછી ત્યાં એટલી ભેંસો હશે ને ભેંસો હોય તો પછી દૂધ ક્યાં નાખતા છે તને પીવડાવવા ક્યાં નાખતા એ હવે તને ત્યાં વલોવા લઈ જાય છે જાને જમાવીને છાસ બનાવજે આવા આવા તર્ક અમારે તેલના મોટા મોટા કુંડ છે એમાં એને કડાઈમાં નાખી જીવને તળે છે ત્યાં એટલું બધું તેલ ક્યાંથી આવે છે તર્ક તર્ક તર્ક એટલે જે જેને સાચું માન્યું હતું શું સાચું માન્યું હતું પરિવાર ધન દોલત સત્તા ખુરશી આ લોક આ ભોગ વિલાસ ડોલર પાઉન્ડ યુરો આ બધું બહુ સાચું માન્યું હતું સોના ચાંદી ઘરેણા દીકરા દીકરી પરિવાર બધું બહુ સાચું બંગલા મહેલો ગાડીઓ એ બધું સાચું માન્યું હતું એ બધું ખોટું થઈ ગયું અને જે ખોટું કહ્યું હતું એ બધું અહીંયા જીવ મુંજાય છે અહીંયા રક્ષાની જરૂર પડે છે હવે શું કરવું હવે ક્યાં જવું અને બધું સાથે આવીને હુમલો થયો ઓહો હો કારણ કે ઓલા જમ કિંકર તો કઈ સૌમ્ય તો નથી એ કઈ નમસ્તે એમ તો કરતા નથી આ પોલીસ જેમ કે ગુનેગાર હાથમાં આવેલી એને જાણે હાથ હળવો કરવાનો જાણે પ્રોગ્રામ થઈ ગયો કાંઈ વાત વાતમાં મારે વાત વાતમાં મારે બોલો કે સાહેબ શું સાહેબ નહીં સાહેબ એમ કહું પાણી શું પાણી એક શબ્દ બોલે ત્રણ થાપટ મારે દાજ કાઢ નાખે બોલ તે ઓલા મૂકે શ્વાસ લેવાના હતી આવી પીડા થાય ત્યારે આ બધું સામે આવીને ઉભું રહ્યું એમાં ભગવાન સિવાય શંકરાચાર્યજી કહે છે ભાઈ ત્યાં કાંઈ કામ આવતું નથી ગોવિંદનું હરિનું ભજન જ કામ આવે છે આમાંથી કોણ બચાવે બહુ સરસ મજાની વાત એક એક આમ પાથિયા પાથિયા તેલ નાખીને જેમ તમને વાળ ઓળે ને કોઈ એમ આ વાળ ઓળાય છો આ કિંમતી વાતો છે ચાર પાંચ જણા ફરવા નીકળ્યા એમાં સરસ મજાના આમ દૂરથી પછી સરસ મજાના નાના નાના ડુંગરા ટ્રેકિંગ કરવાની મજા આવશે અને હરિયાળી વૃક્ષો અને આ બધું નિઝરણા ઝરણા એવું બધું દેખાય એટલે એ બાજુ કે બસ ત્યાં જાય ને હરિયે ફરીએ મોજ કરીએ આજ તો શું દોસ્ત હવે નીકળ્યા તો એક ગામ આવ્યું હવે ત્યાંથી થોડાક કિલોમીટર દૂર જ આવે છે બધું એટલે ગામ લોકોએ કીધું કે જોવાની આવ ભાપલા બેઠા હોય ને ગામને ગોંદરે એનું આ જ કામ હોય <laughs> એ જુવાની આવ ચિંપા ચિંપા <laughs> ક્યાં જવું છે બસ હરવું ફરવું છે મજા કરવી છે આમ પહાડો ચડશું ટ્રેકિંગ કરશું નાશું હરશું ફરશું હરિયાળી મોજ પડી જાય એવું સ્થાન છે પાછા વળી જાઓ ત્યાં જવા જેવું નથી કેમ અરે ભાઈ એ સારું લાગે છે પણ ત્યાં એવા માણસો વસે છે એ તમને કાચા ને કાચા ચાવી જશે કાચા ને કાચા ચાવી જશે બોલ્યા કે એવું તે કઈ હોતું તમે સાંભળ્યું કે કોઈ માણસ માણસ ખાતો હોય આ બધી જાત જ બેઠી હોય આપણે મજા કરીએ ને ગમે નહીં એટલે આપણે મોજ કરવા જાય છે એ આને ગમતું નથી એટલે કે ત્યાં જવાનું નહીં ત્યાં કઈ છે આવું છે ડરાવે છે બધું કે ત્યાં તો તમને કાચે ને કાચા ખાઈ જશે ને મારી નાખશે આમ છે આપણી મોજ એનાથી જોઈ નથી જતી બાકી એવું કઈ સાંભળ્યું આ જો ને આ જો કેટલા પગલા જાય છે આમ જો આ બધા ગયા છે મૂર્ખ છે વાહ સંસારનું પણ આવું જ છે સંતોનો શાસ્ત્રો કહે છે ને આ યમપુરી છે ગર્ભવાસ છે લક ચોરાસી છે નરક ચોરાસી છે આ નરક યાતના છે તમને કાચે ને કાચા ખાઈ જશે પૂછવાય નહીં રે તો શું કે છે એ બધી ડરાવવા માટે આ બધા બાવા લોકોએ બધો જમપુરીનો હાવ ઉભો કર્યો છે અને લોકોને ડરાવવા માટે અને આપણે મોજ કરીએ છીએ ને એને ગમતું નથી કારણ કે પોતે બાવા થઈ ગયા આપણે મોજ કરી એનાથી જોયું નથી જતું અને આપણે મોજ મૂકી દઈએ તો એને કઈક દાન ભેટ મળે એ પોતાના સ્વાર્થે ડરાવે છે બાકી આ બધા જો કેટલા પગલા જાય ત્યાં બાજુ જ જતા હોય ને બધા સંસારના બધા માણસો બધા એમ જ છે તમે અહીંથી પગીને ગોતી આવો તો મોટા ભાગના પગલા ડ્રાવીને બાજુ જ હોય કોઈ પગલાનો મરમગ્ન આવે તેમ કે આ બધા તો ડ્રાઈવિંગ બાજુ જ ગયા છે તો આટલા બધા મૂર્ખા છે એમ કેમ કેવાય પણ હોય કે ખરા જ ખરાની હકીકત એમ પેલા ને થયું કે જો ને કેટલા બધા લોકો આમ ગયા છે કેટલા પગલાઓ છે બધા ગયા છે એ બધા સુમૂર્ખા છે આ બધા બેઠા હોય આવા નાવા છે જોજો મજાની વાત પછી ઓલા લોકો કે આવું ગણાય જ નહીં અને આવું સંભળાય જ નહીં આવું જ કરીએ છીએ ને આવી વાતો સંભળાય નહીં તમને ઘણા લોકો કે છે ને વ્યાસની ગાદી ઉપર બેસીને તમને આવી જમપુરીને બમપુરીને ડરાવતા હોય ને એવી બધી વાતો સાંભળવી જ નહીં મોજ કરો અને પાપ જેવું કઈ છે જ નહીં વેદાંત તો ના જ પાડે છે વેદાંતમાં એવું હશે કે એ પાપ જેવું કાંઈ છે નહીં ભૂલ છે પણ પાપ નથી જો તમને કેવી શબ્દ જાળમાં રમાડે છે પાપ જેવું કાંઈ છે જ નહીં ભૂલ છે ભૂલ થાય માણસથી ભૂલ તો થાય એટલે ભાઈ નામ ગમે તે આપો પાપ આપો ભૂલ આપો ફરક શું પડે તમે ગાડી લઈને જતા હોય પછી તમે ગાડી ઠોકાઈ જાય ત્રણ જણા મરી જાય પછી તમે એમ કહો ભૂલ છે એ ભૂલ કયો પણ ભોગવીત કરીને ત્રણ જણા ઉલ્લી ગયા અને બે જણા હોસ્પિટલમાં ઊંધા પીડ્યા છે હવે તમારે એને જે કેવું હોય કયો ભોગવવાનું તો આવ્યું ને આ રળિયામણી ને આવી સુગર કોટેટ વાતો કરે વેદાંતમાં અમે ભૂલ છે પણ પાપ નથી સારું એમ રાખો એટલે આ બધા કે ઉપડો મોજ કરવી છે ગયા એ જંગલોમાં જેવા ગયા ધીમે ધીમે હરિયાળી ડુંગરા નાન તેન બધું જોતા જોતા જેવા આગળ ગયા ત્યાં દસ પંદર નું ટોળું ભયંકર તીક્ષ્ણ હથિયાર કોઈ જોયા ન હોય હાથ પેઢીમાં એવા અસ્ત્ર શસ્ત્ર કાતા અને એવા વિકરાળ માણસો માણસ ખાવ પ્રાણીઓ ભૂલા કે એ આ તો હાચું પીડ્યું હવે ક્યાં જાય હવે તમે વિચાર કરો ઘેરાય જ ગયા બહુ સરસ મજાની વાત ઘેરાય જ ગયા આ પાંચ જણા ઓલા વીસ પચીસ જણા અને આવા મોટા ભયંકર અસ્ત્ર શસ્ત્ર શસ્ત્ર જોઈને જ આપણને કઈક મોત આવી જાય અને એના ચહેરા વિકરાળ માણસો ઘેરી લીધા અમે તમને ખાઈ જશું એક જણો કે તમે ધ્યાન રાખજો હું ગુજરાત રાજના પોલીસ વડાને ઓળખું છું એ તમને રેવા નહીં દે પેલો કે ઓળખતા હશો બહુ ઠંડે કલેજ જવાબ આપ્યો ઓળખતા હશો બીજો કે તમને ખબર નથી હું મુખ્યમંત્રીને ઓળખું છું હા તે ઓળખતા હશે એમાં કોઈ વાંધો નહીં ત્રીજો કે તમને ખબર નથી હું હું વડાપ્રધાન એને ઓળખું છું ઓળખતા છો એમાં કોઈ ના વાંધો નથી જો તો કે હું રાષ્ટ્રપતિને ઓળખું મારે ઘર જેવો સંબંધ હશે એમાં કોઈ વાંધો નહીં તમે એની સાથે ચાય પાણી કર્યા છે એમાં કોઈ વાંધો નહીં કઈ વાંધો અરે લશ્કરના વડાને હું ઓળખું છું એની મારે એની સાથે મારે ઘર જેવો સંબંધ હશે તમે ઓળખતા હશો એને ના નથી એમાં એક જણો બોલ્યો ઓલા પંદર જણા હતા ને એમાંથી હથિયાર હાથમાં અને બોલ્યો મારવા આવ્યા તેને એમાંથી એક જણો બોલ્યો વિકરાળ ચહેરો નહીં બોલ્યો એ કે તમે મલખાસિંહને ઓળખો તો કે ના ઈ કોણ તો કે ઈ હું મલખાજી ને એ હું મને ઓળખતા હો ને તો જ કઈ કામમાં આવે બાકી કઈ કામમાં ના આવે કોઈને ઓળખો અહીંયા કોઈનું કઈ ચાલે નહીં મને ઓળખતો હો તો તમારું કામ છે મને ઓળખો છો તો કે અમે તમને નથી ઓળખતા તો એ કોઈ કામમાં ના આવે તમે વડાપ્રધાનને ઓળખતા હો મિનિસ્ટરને ઓળખતા હો લશ્કરના વડાને ઓળખતા હો રાષ્ટ્રપતિને ઓળખતા હોય અહીંયા કાંઈ ન ચાલે મલખાસિંહ આ એ મલખાસિંહ મને ઓળખો તો કામ છે એમ મર્યા પછી ગર્ભવાસ લકચોરાસી જન્મ મરણ યમ યાતના આ બધું છે ને એ બધું સામે આવીને ઉભી રહે ને ત્યારે જે ઠાકોરજીને ઓળખે ને એનું જ કામ થાય છે કોઈ કામ એક ઠાકોરજીને જે ઓળખતો હોય એની સાથે જેને ઓળખાણ હોય એનું જ કામ થાય છે બાકી કામ થતું નથી અદભુત એટલે શાસ્ત્ર કે છે ષડંગાદિ વેદો મુખે શાસ્ત્ર વિદ્યા કવિત્વાદિ પદ્યમ સુગદ્યમ કરોતી હરે રંગ પદ્મે મનશ્ચૈન દત્ત તત કિમ તત કિમ તત કિમ તત કિમ ઓહો શું આમાં તો મીઠાશ છે શ્લોક રચનાની ષડંગાદિ વેદો છ અંગ સહિત ચારેય વેદો ષટ શાસ્ત્રો જીહવાગ્રે હોય આપણે એમ એ પાસ હોય ને એ ચારણી ભાષામાં અને આ સંસ્કૃતમાં જ ષડંગાદિ વેદો મુખે શાસ્ત્ર વિદ્યા ઓહો અઢાર પુરાણ મહાભારત જેવા શાસ્ત્રો એકસો ને આઠ ઉપનિષદો ચાર વેદો ષટ શાસ્ત્રો સાંખ્ય યોગ મીમાંસા આદિ જીહવાગ્રે ઊંઘમાંથી ભર ઊંઘમાંથી ઉઠાડો તો વિદ્યાની ધાણી ફૂટતી હોય આવી વિદ્યાઓ જીવાગ્રે હોય અને વાત વાતમાં સુંદર મજાના કવિતોની રચના કરી નાખતો અરે સાદી વાતમાં વાત ન કરે કવિતોથી જ વાત કરે એવા અને એવા સરસ ગદ્ય ગ્રંથો લખે વિદ્યાઓનો કોઈ પાર નથી પણ હરે રંગ પદ્મે મનશ્ચે દત્તા તત કિમ તત કિમ તત કિમ તત જો ભગવાનના ચરણમાં મન દીધું નથી તો શું તેથી શું તેથી શું તેથી શું ઓહો કેમ રાવણ પણ વેદોનો જ્ઞાતા હતો તેથી શું ગમે એટલી વિદ્યા હોય તોય ગમે એવો ક્રિકેટર હોય ગમે તેવો એક્ટર હોય ગમે તેવો મિનિસ્ટર હોય ગમે તેવો એન્જિનિયર હોય જમપુરી આગળ જમદૂત આગળ ગર્ભવાર લકચોરાચી એ બધા સામે આવે ત્યાં કઈ ચાલે હું બેસ્ટ ક્રિકેટર છું બેસ્ટ એક્ટર છું ત્યાં બધી કોઈ વિદ્યા હાથને હાલતી જ નથી એ કોઈ પ્રમાણપત્ર એવોર્ડ કઈ જોકે કે ત્યાં યાદે નથી આવતા અને ત્યાં ચલણ જ નથી તમે રૂપિયાની લોટ નોટ લઈ કરન્સી લઈ એક રૂપિયાની દસ રૂપિયાની સો રૂપિયાની કરન્સી નોટ લઈ અને તમે અમેરિકાના કોઈ સ્ટોર ઉપર જઈને તમે કહો એક કિલો સાકર આપો આપે એ ભાઈ આ કયું કાગળિયું છે કઈ કિંમત નહીં ડોલર મૂકો તો વાત થાય આ કરન્સી ત્યાં ચાલતી જ નથી તમે ગમે ત્યાં એક જ સરખા અરે ભાઈ અહીંયા ને અહીંયા સરખા થઈ જાય છે કોઈ બહુ સરસ કીધું છે કે દસ માળની હવેલી હોય કે ઝૂંપડામાં બાંધીને રહેતો હોય એ ઉપર અગિયારમે માળે મરી જાય અને નીચે ઝૂંપડામાં મરી જાય બેની નનામી એકસાથે કાઢો અને પછી બેને સ્મશાનમાં સળગાવો અને બેની રાખ થઈ જાય કેવી લોભ ભાષામાં વાત કરી બેયને પડખે પડખે અગ્નિ સંસ્કાર આપો એકને ચંદનના કાષ્ટોમાં સળગાવો એકને બાવલના થળિયાઓમાં સળગાવો એ બેયના મળદા સળગી જાય પછી બેયમાં થોડી થોડી રાખ લ્યો ત્યારે જે સુખી શ્રીમંત માણસ હતો એના શરીરની રાખ કાંઈ મુલાયમ ન થાય ને ગરીબની રાખ કાંઈ ખરહટ ના થાય હરખે હરખી અહીંયા બધું સરખું થઈ જાય છે જે કાંઈ છે ને એ બધા થોડા થોડા બહારના એવોર્ડ છે બધું બાકી પછી તો બધું શૂન્ય થઈ જાય છે સરખા કાંઈ નથી તો કાંઈ ચાલતું નથી ગમે તેવો મોટો વિદ્વાન હોય ગમે તેવો રાષ્ટ્રપતિ હોય વડાપ્રધાન હોય ગમે તે હોય તો શું છે ત્યાં સામાન્ય મુખલીસ માણસ છે એક જ સરખો ધારો બસ માણસ છે જ્યાં વિદ્યાઓ ધન સંપત્તિ સ્વિસ બેંકમાં કેટલું છે ક્યાં છે કાંઈ કામ આવતું કરન્સી જ ચાલતી નથી પછી શું વિશ્વવિખ્યાત સિતારવાદકોએ વિશ્વવિખ્યાત શરણાઈવાદકોએ વિશ્વવિખ્યાત હોય કે માઇકલ જેક્સન નો બાપ હોય તોય શું સાંભળજો આ બધી વિદ્યાઓ ત્યાં કઈ કામ આવતી નથી બહુ મજાની વાત તાનસેન નું નામ સાંભળ્યું છે ને બહુ ઐતિહાસિક વાતો છે આમાં વચ્ચે વચ્ચે બધી આવશે વલ્ભાચાર્યજીનું પણ નામ સાંભળ્યું છે વલ્ભાચાર્યના પુત્ર વિઠ્ઠલનાથજી મહાપ્રભુ વિઠ્ઠલનાથજી એ હવેલીમાં બિરાજમાન હશે તો તાનસેન નીકળ્યા હશે તો પછી કોઈ વાત કરી શકે અહીં સુંદર હવેલી છે વિઠ્ઠલનાથ પ્રભુ બિરાજે છે આવો તો તાનસે પોતે ત્યાં આવ્યા અને સંગીત રજૂ કર્યું ઠાકોરજી આગળ રજૂ કર્યું હવે તાનસેન સંગીતકાર એટલે તો શું વાત કરવાની જોકે એનાથી એના તો હરિદાસ ગુરુની વાત અલગ છે એ ક્યારેક વાત આવશે ત્યારે લઈશું તાનસેને પોતે સ્વીકાર્યું હતું કે મારા ગુરુ જે ગાય છે એ હું જિંદગીમાં ગાઈ નથી શક્યો ગાઈ શકવાનો પણ નથી અદભુત છે એ વાત ક્યારેક જ લઈશું છતાંય તાનસેન એટલે તાનસેન એવું સંગીત રજૂ કર્યું વિઠ્ઠલનાથજી અને એ તો હવેલી સંગીત અને સંગીતથી ભગવાનને કૃષ્ણને તો બહુ પ્રિય સહજાનંદ સ્વામીનો પણ દરબાર તમે કેવા કેવા સંગીતજ્ઞો બેઠા હતા સાંજને સવારમાં પલટાવી દે સવારને સાંજમાં પલટાવી દે પ્રેમ સખી પ્રેમાનંદ સ્વામી મૃદંગ વગાડતા હોય બ્રહ્માનંદ સ્વામી કેવી અદભુત ગાયકી પ્રેમાનંદ સ્વામી જે એક એક પદની અંદર કેટલાય રાગ ઢાળ્યા છે રાગ રાગણીઓ ઢાળી છે ક્યાં ગાઈ શકે છે કોઈ ગાનારા ક્યાં તમે વિચાર કરો કે સહજાનંદ સ્વામી આટલી અધ્યાત્મની ઊંચી વાતો કરે છે ને એ જયારે આમ એક પગ ઊંચો રાખી એક લટકતો રાખી અને લીંબુ વૃક્ષો નીચે ઢોલિયા ઉપર બેસી અને સહજાનંદી દરબારમાં ભરાણો હોય અને સંધ્યાનો સમય હોય અને પ્રેમાનંદ સ્વામી જયારે સરોજ સારંગી લઈ અને જયારે કીર્તન કરતા હશે અને સહજાનંદ સ્વામી જયારે દાંત દેતા હશે ત્યારે કેવો માહોલ જામતો દાંત દેતા અને પ્રમાનંદ સ્વામી કીધું છે ને મને મને કહે પ્રભુ એક નઈ તાન ગાતું એરી એરી મેં તો બેઠે રંગ મહોલ મેં એમાં આવે છે ને કે ગાતું એક નઈ તાન અને ત્યારે પ્રેમાનંદ સિંહ તાન મારે છે અને નઈ તાન નવો તરજુમો અને ત્યારે શ્રીજી મહારાજ એને દાદ આપે છે આવે છે ને સ્વાભાવિક ચેષ્ટામાં સાથે સાથે ગાવા માંડે છે એવા ઘેરા રાતથી ગાય છે ચપટી વગાડે તાળી હારેલી છે એલા મર્મગ્ન ન હોય તો સંગીત જામે નહીં ત્યારે કેવી કેવી દાદ દેતા હશે એ બ્રહ્માનંદ સ્વામી જયારે પડછંદા બોલાવતા હોય આહા હા અદભુત જાણકાર વગર રજૂ થયું હોય આ પ્રેરણાનો સોર્સ સહજાનંદ સ્વામી હતા એના ત્યારે તાનસેન ગાય છે આપણે વાત તો છે જ ને સત્સંગમાં ગ્વાલિયરના સંગીતકારો હારી ગયા પોતાની વિદ્યા ગઢપુરમાં સહજાનંદ સ્વામી પાસે આવ્યા તો બહુ મોટી બડાઈ થઈ પણ એમને જુનાગઢ ગયા એટલે કહ્યું નવાબે તમે ગાયન રજૂ કર્યું હું તમને ભેટ સોગાન અનંત આપું તમે માગો એટલે આપો મારા મોજ પડે એટલે આપી પણ નુરાની સંગીત સાંભળવું હોય તો તમે ગઢપુરમાં સહજાનંદ સ્વામીના સંતો પાસે જાઓ અને પછી ગ્વાલિયરના સંગીતકારો કે એવા કોણ છે વળી સાધુઓ ફકીરો કે જે અમારા સંગીતને ઝાંખું પાડે છે પછી ગઢપુર આવ્યા છે અને ત્યારે સાંજનો સમય છે શ્રીજી મહારાજે કહ્યું ગાઓ ગવૈયાઓ તો કે ના અમે તો આપના સંતોનું ગાન સાંભળવા આવ્યા છે પછી અમારી ગાયકી રજૂ કરીશું અને પ્રેમાનંદ સ્વામીને મહારાજે કીધું પ્રેમ સખી ગાઓ પ્રેમાનંદ સ્વામી કે મહારાજ કયો રાગ આલાપું એટલે જાણકાર વગર પૂછાય તમને હું પૂછું કે અત્યારે હું કયો રાગ ગાઉ સુરા બાપુ ને એકવાર શ્રીજી મહારાજ પૂછ્યું બાપુ તમને કયો રાગ આ સંગીતા બધા રાગ છે એમાં તમને કયો રાગ ગમે ઘણા માલકોસ ગમે કોઈને જય જયવંતી ગમે કોઈને સારંગ રાગ ગમે આ બધા જુદા જુદા કોઈને ભૈરવી ગમે આ બધા રાગ જુદા જુદા ગમતા હોય તો સુરા બાપુ શ્રીજી મહારાજે પૂછ્યું કે તમને બાપુ કયો રાગ ગમે તો કે મારા બપોરનું ટાણું થયું હોય મારો છોકરો આવીને કે બાપુ હાલો જમવા ઈ રાગ ગમે <laughs> એને સાચી વાત કરી રામબે ઢાળે એ મારો નાથિયો કે બાપુ હાલો જમવા એ મને ગમે મહારાજ કે વાહ વાહ વાહ વાહ એટલે શ્રીજી મહારાજે ને પ્રેમાનંદ સ્વામી કીધું કે પ્રભુ કયો રાગ આલાપું શ્રીજી મહારાજ કે ભૈરવ રાગ ગાઓ ગ્વાલિયરના સંગીતકારો આંચકો લઈ ગયા કારણ ભૈરવ રાગ સવારે જ ગવાય રાગના બધા અગિયાર વાગે બાર વાગે એક વાગે બે વાગે પર ને સમય બદલે એમ રાગ બદલાય અને છેલ્લે ભેરવી આવે ભેરવી આવે એટલે પછી સંગીતની મેજલસ પૂરી કોઈ પણ ભેરવીને એક તાન ઉપાડીને એક લીટી મારી દીધી પછી બીજું કોઈ સંગીત એની પાછળ રજૂ ના થાય બસ આ છેલ્લે ભેરવી આવે ભેરવી આવે એટલે સમાપન થઈ ગયું ભૈરવ રાગ તો સવારે જ ગવાય અને શ્રીજી મહારાજ ગુલાબનું પુષ્પ સુનતા સુનતા કહ્યું ભૈરવ રાગ ગાવો ગ્વાલિયર ગ્વાલિયરના સંગીતકારો એકબીજા સામે મીંડા જોવા ક્યાંય ભરાઈ ગયા છે આપણે જેને ખબર નથી કે ક્યાં રાગ સમયે કયો રાગ ગવાય અને એમાં મને એમ કહ્યું કહેવામાં આવ્યું છે કે તમે નુરાની સંગીત ત્યાં સાંભળવા જાઓ પણ પ્રેમાનંદ સામે ભૈરવ રાગ ઉપાડ્યો જેમ આનો આલાપ ને તરજ ઉપડતા ઉપડતા સાંજનો સમય સવારમાં પલટે પ્રભાત મહેસૂસ થઈ ગયું પેલા જોવા કુકડા બોલવા માંડ્યા કુદરત ભૂલ ખાઈ ગઈ આખું પરોઢનું વાતાવરણ છવાઈ ગયું ત્યારે પેલા ગાયકો આંગળી નાખી ગયા મોઢામાં ના પ્રકૃતિ ઉપર કાબુ છે આ સાધુઓ પર શ્રીજી મહારાજના ચરણમાં પડી ગયા મહારાજ હવે અમારું સંગીત રજૂ જ નથી કરવું રજૂ જ નથી કરવું એ પ્રેમાનંદ સ્વામી હૈયામાં બોલે છે સહજાનંદ રોમ રોમ ભર્યો છે એક એક રૂવાડું છે ને એમાં સહજાનંદ સહજાનંદ સહજાનંદ બોલે છે એમાંથી સંગીત નીકળે છે કોઈ પણ સંગીત હોય એ સંગીતકાર સંગીતકાર તો ગાતો હોય પણ એની જે મીઠો તાનપુરો હોય કે સાથે મીઠું વાયોલન હોય કે મીઠું હાર્મોનિયમ હોય તો રાગની મીઠાશ બદલી જાય ને એમ ગીત તરત એની હોય પણ સાથે સહજાનંદ સ્વામીનો જે ભક્તિનો અનુરાગ બળે છે ને એટલે રાગ બદલાય છે મીઠાશ થઈ જાય બિચારી મીરાબાએ કેવા કેવા ભજનો ગાયા એને એવોર્ડમાં શું મળ્યું ઝેર મળ્યું ગીતો ગાયા કૃષ્ણના શું મળ્યું ઝેર મળ્યું અને એ જ ગીતો આજના ગાયિકાઓ ગાય છે તેને એવોર્ડ મળે છે એને એવોર્ડ મળે છે હા એવું બને એટલે આ બધું સાચું ઓળખવું બહુ કઠણ છે એટલે તાન છે ને સુંદર મજાનું સંગીત રજૂ કર્યું પ્રકૃતિ ડોલી જાય એવું કામ કર્યું સંગીત પૂરું થયું પછી આ આપણો શાસ્ત્રીય નિયમ છે કોઈને મફત ક્યારેય સંભળાય નહીં અને આપણે એવી નિયમ છે કે મફત મળે ત્યાં સુધી બીજું લેવું નહીં પણ આ પહેલો એવો નિયમ હતો અને હોવો જ જોઈએ કોઈનું ક્યારે મફત સંભળાય નહીં આ બધું નિયમો પણ આપણે તરત કોઈ સંગીતની પાર્ટી હોય કે કોઈ હોય તો કે ફ્રી એન્ટ્રી છે તો હા તો હાલો એટલે વિઠ્ઠલનાથજી પ્રભુએ તરત ભેટ આપવી જોઈએ ને અહીંયા આવ્યા છે તો એક થાળી દસ પાંચસો રૂપિયા નગદ ચાંદીના એ જમાને ચાલતા સરસ મજાના રેશમી રૂમાલથી તાનસે આ તાનસેનને ભેટ આપ્યા વિઠ્ઠલનાથજી લ્યો અમારા તરફ અરે રે પ્રભુ ના ના સ્વીકાર આપણે જે કલા રજૂ કરી તો અમારે કઈ અર્પણ કરવું જ છે લો વાંધો નહીં એટલે તાનસેને લીધું પણ એમ વિચાર થઈ ગયો કે શું આપ્યું એમ આમ જ્યાં ખોલ્યું ત્યાં તો રૂપિયાનો ઢગલો પણ જીવ બીજી ક્ષણે ઝાંખો પડી ગયો તાનસેન ગાયક અકબરના દરબારનો નવરત્નમાંનો રત્ન છે એ પાછો જેટલો ગાયક હોય એટલો ટેલેન્ટેડ પણ હોય ને આંચકો લઈ ગયો કેમ એ પાંચસો રૂપિયા મૂક્યા હતા ને એની બરાબર વચ્ચે આવું બીખું કોડું મૂક્યું હતું કોડી જે આપણે ગાય ભેંસ ને બકરીને શીંગડે બાંધે ને એવું બીખું સારું નહીં બીખું કોડું એ કોડી વચ્ચે મૂકી થાળ નીચે મૂકી દીધું પ્રભુજી बदतमीजी माफ करना आपने भेंट दिया सो मैंने ले लिया पर ये क्यों किया ये मेरा अपमान नहीं है क्या ये देने की क्या जरूरत थी વિઠ્ઠલનાથજીએ કે અપમાન ન આ ઉપદેશ છે શું તમારી ગાયકી છે ને યા પાંચસો સોના ને એ ગણીને મેં આપી તમે રજૂ કરી ને આજે એટલે ભેટમાં આપી અહીંયા તમે રજૂ કરી એના ભેટમાં મેં પાંચસો રૂપિયા આપ્યા બરાબર છે હા પણ બીજી વાર સાંભળો અહીંયા ઠાકુરને આગળ તમે રજૂ કર્યા ને પાંચસો રૂપિયા ભેટમાં આપ્યા મારા ઠાકુરને તમે સંભળાય પણ તમને તમારી ગાયકીનું જે છે ને પૂરી ગાયકી એનું ઈનામ આ કોડી છે એટલે એની કિંમત એક કોડીની છે એટલા માટે કે તમારી પાસે ગાયકી બે નમૂન છે પણ એમાં ક્યાંય ભગવત ભક્તિ નથી ઈશ્વર ભક્તિ નથી તમે દિલ્લીશ્વરને રીજાવો છો પણ જગદીશ્વરને રીજાવતા નથી એટલે તમારી તમામ ગાયકી કોડી દિલ્હીશ્વરને રીજાવો છો બેશક એમાં કોઈ વાંધો દિલ્લીશ્વરની રીજાઓ છો પણ તમારી ગાયકી જગદીશ્વર રીજે એવી નથી અને એના માટે તમે વિનિયોગ પણ કર્યો નથી માટે તમારી આ તમામ ગાયકીની કિંમત આ ફૂટી કોડી છે આ ચલણમાં ક્યાંય ત્યાં નહીં ચાલે દિલ્હીના દરબારમાં ચાલશે જગદીશના દરબારમાં નહીં ચાલે ત્યાં કોડીની કિંમતની છે તમે ભલે બે ગુમાન થઈને ફરતા હો કેટલી સરસ વાત કોઈ વિદ્યાઓ ત્યાં કામ નથી આવતી મૃત્યુ એ કોઈ કામ નથી આવતી ગમે એવા તાનસેન હોતોય છે રામકૃષ્ણ પરમસ બેઠા હતા ને એક એક પછી એક એક મીઠી મીઠી મત જેવી વાત આમ આવતી જાય છે હરવાણી તમે આમ આમ સાવધાન થઈને કાન ખુલ્લા રાખીને અમૃતના ઘૂંટડાની જેમ પીજો રામકૃષ્ણ પરમહંસ બેઠા હતા ત્યાં એક યોગના અભ્યાસ વાળો આવ્યો એક એક વિદ્યાઓ લઈશ ધીમે ધીમે અને છેવટે જે હરિની વિદ્યા છે એ વિદ્યા છે સાચી અને કઈ કઈને શંકરાચાર્ય શંકરાચાર્યને બીજા આચાર્યોને શ્રીજી મહારાજને બધાને એ જ કેવું છે એટલે યોગના અભ્યાસ વાળો આવ્યો ને બેઠો એટલે જેને જે વિદ્યા હોય એટલે એ તો બીજાની પાસે કોઈ સુસુપ્ત આ વિદ્યાઓ તો જુદી છે ને અને થોડા બધું શીખી ગયા હોય એટલે પછી તો અકડ થઈને બેઠા પરમજી કે કેમ ભાઈ કઈ કેવું છે તો કે બાપજી મને ચોરાસી ચોરાસી આસન આવડે છે આ ચોરાસી લખ ચોરાસી છે ને એટલે જે બધા પશુ પક્ષીઓ છે બધા એના એક એક આસન હોય છે તમે જોયું છે ને મકરાસન ને મત્સ્યાસન એ બધા એના છે ને ઉષ્ટ્રાસન કુટકુટાસન સલભાસન ને મયુરાસન ને ભુજંગાસન એ બધા પક્ષીઓની ચાલના જ છે બધા એટલે ચોરાસી ચોરાસી આસન મને પરફેક્ટ આવડે છે પરમજી બહુ હસ્યા હસીન કે તને ચોરાસી આવડે છે પણ એક પંચ્યાસી આસન છે એ તને આવડે છે કોઈ ચોપડામાં નહીં આવેલું પંચ્યાસી પંચ્યાસીમું આસન પરિશિષ્ટમાં નહીં ઇન્ડેક્સ એપેન્ડિક્સમાં નહીં પરિશિષ્ટમાં નહીં પાછળ નહીં વધારો છાપે ને એમાંય પંચ્યાસીમું આસન કોઈ કોઈ બુકમાં નહોતું એટલે બાપજી આ તમે શું બોલ્યા ખોખલે મોઢે પરમસી બહુ હસ્યા તને ચોરાસીમાં ચોરાસી ચોરાસી આસન આવડે છે પણ પંચ્યાસી પંચ્યાસીમું આસન નથી આવડતું એ આવડે તો કહેવાય હે બાપજી એ કયું તો કે એ આસનનું નામ છે હરિશરણાસન ભગવાનના ચરણમાં વિરામ કરવાનું જો તને આવડતું હોય તો તારી બધી વિદ્યા સાર્થક છે બાકી આ કોઈ ચોરાસી આસન કોઈ એ તો આપણે લખ ચોરાસી ફરશું બધા આસન કરવાના જ છે વાત એ સાચી ને ઊંટ થઈશું ઊંટ આસનમાં બેસવાનું જ છે કુકડો થશો તો કુરકટની જેમ ઊભું જ એમાં એ હવે એ લોકો કોઈ શીર્ષાસન નથી કરતા એ લોકો કોઈ મત્સ્યાસન નથી કરતા સાપ મત્સ્યાસન નથી કરતો અને મત્સ્યથી ભુજંગાસન નથી કરતું તો એ તો આપણે પછી કરવાના જ છે પરમજી કે અને કરી કરીને જ આવ્યા છે તો તને નવાઈ શું છે આવડે એમાં શું નવી નવાઈ છે તું એમાંથી ફરી ફરીને તો આવ્યો છો પણ આ પંચ્યાસીમું આસન તું શીખે તો તારી વિદ્યા ત્યાં કામની છે નહીતર કામની નથી આ યોગ છે ને આમ સારો છે આ બધા બધા યોગ શીખવાડે છે ને જાત જાતના યોગના ક્લાસ હોય ને આ બધું શીખવાડે શીખે ઘણા લોકો કરતા હોય છે સવારના ઉઠીને આ નાક દબાણે ફલાણો દબાણે આમ કઈ <laughs> ઘણું કરતા રેલવે સ્ટેશન ઉપર હમણાં ભાળી ગયો એક જણ <laughs> કીધું આને શું થઈ ગયું <laughs> આ કરો એનો વાંધો નહીં પણ હવે બાજુમાં રેલવેનું બધું ગટર ગંધાતું આ ગંધા એમાં અમે કીધું ક્યાં કરતા પણ હવે નિયમ એ નિયમ એટલે યોગનો અર્થ જ છે યોગ એટલે જોડાણ ભગવાનની સાથે જોડાણ કરી આપે તો જ યોગ સાર્થક નહીતર યોગનો કોઈ અર્થ નહીં હા જીવવામાં સારો છે ને તમને શારીરિક રીતે માનસિક રીતે બધું બહુ સરસ રીતે વેલસેટ રાખે એમાં કોઈ વાંધો નહીં ફિટનેસ આવે બધું આવે પણ યોગને ખાતર યોગ બસ એટલા જ ખાટા કે આપણે શરીર સારું રહે મન સારું રહે ફલાણો બધા હેલ્ધી રહે એવું બધું એટલા જ માટે યોગ અને ભગવાનની ભક્તિનો કોઈ સંબંધ જ નહીં ઘણા છે ને યોગ વિપસનાદિકા ધ્યાન આ તે બધું તો એ એનો તો બહુ પ્રચાર છે ભણેલા ગણેલા બધો પ્રચાર આપણે એનો વિરોધી ન પડે જીવનમાં ક્ષમતા કે બધું મન જોવાનું આ બધું આવતું હોય તેમાં કઈ ખોટું નથી પણ હરિભક્તિ વગર ગમે તેવો યોગ હોય તો મર્યા પછી કામનો નથી જીવવામાં બહુ કામનો છે બહુ કામનો એ યોગ ક્યારે તમને અજવાળું કરે ભાઈ એ તો પૂરો પાર ઉતરે તો નહીતર યોગથી સિદ્ધિઓ આવતી હશે તે વળી પરમંજ એક દિવસ બેઠેલા ગંગાના કિનારે તે એક જણો આવીને કે બાપજી હા મારી વિદ્યા બતાવું તો બતાવો તે ગંગાજીના પાણી ઉપર ચાલવા માંડ્યું જે બોલો આમ ગયો ને પાછો આવ્યો પરમજી જોઈ રહ્યા કોઈ ચહેરા ઉપર જરાય પણ પેલી તાજુબી નો ભાવ આપણને કોઈ ચાલે કેવું થાય અરે વાવ એમ થઈ જ જાય ને વાહ કેવું ગજબ છે કાંઈ હોય પરમજી એમને જોઈ જ રહ્યા એટલે પેલા એ કયું કરે આપને કઈ તાજુબી ન લાગી મેં બાર વર્ષ સાધના કરી ત્યારે ચાલત્યો પાણી વચાય પરમજી કે બાર વર્ષ લાગ્યા હા ભાવ કહેવાય એમાં એક હોળીવાળો આવ્યો એ હોળીવાળા કે પરમજી કે મારે સામે કિનારે જવું છે તું કેટલા પૈસા લે તો બે પૈસા બાપજી પરમજી કે બાર વર્ષ મીઠો એની કિંમત બે પૈસા છે <laughs> ફક્ત બે પૈસા માટે તે જિંદગીના બાર વર્ષ કાઢ્યા ભલા માણસ બે પૈસામાં જવાય છે નવાય છે એના માટે બાર વર્ષ નકામાં વેડફ્યા છતાંય તું કેટલો સ્ટ્રેસ રાખતો હશે શ્વાસને રૂંધતો હશે ત્યારે ચલાતું છે આમાં હોળીમાં બેસીને લેર કરો ડાળિયા ખાતા ખાતા જાઓ આવો અને મોજથી તમે કોઈ જયારે જરાય બોધર નહીં અને તમે હરોભરો બે પૈસા માટે તે બાર વર્ષ ખર્ચી નાખ્યા અને પાણી ઉપર ચાલ્યો તેથી શું છે ભવસાગર તરતા શીખ્યો છો મૃત્યુ તરતા શીખ્યો છો તરવાની તો એ વિદ્યા છે એ જાણવાની જરૂર છે બાકી આ તો આ વિદ્યા પાણી ઉપર હાથ કરી શકે છે પણ ભવસાગર મોત વખતે તું એમાં ડૂબી જઈશ ત્યાં કઈ નહીં ચાલે કામ અને બહુ મજાની વાત હવે તો કિંમતી વાત સિકંદર જગ જીતવા નીકળ્યો એના જીવનની કથા છે જેવો એ લશ્કર લઈને નીકળ્યો ત્યાં એને સમાચાર મળ્યા કે નદીને કિનારે ડાયોજીનિસ ફકીર ગ્રીકનો બહુ મોટો ફકીર એ પીડ્યો છે ત્યાં છે આરામ ફરમાવે છે તો સિકંદર તો આમ ગ્રીકની સંસ્કૃતિ ભારતથી થોડી મળતી જુલતી એમાં આત્મા પરમાત્મા સંત સમાગમા તે બધું એવું બધું છે મહાભારત જેવા મોટા મોટા ગ્રંથો પણ એમાં છે એટલે એમને છે સંત ફકીરની દર્શન કરતો જાઉં પછી નીકળું એટલે સિકંદર આવ્યો ડાયોજીનસનો ડાયોજીનસ ફકીર મસ્ત ફકીરો પરમાત્મામાં રમનારો માણસ એવો સાવ દિગંબર રહેતો એક કપડું રાખતો નહીં આવો મસ્ત ફકીર પાણી પીવા માટે એક પાત્ર રાખતું એમાં એક દિવસ એને નદીની કિનારે બેઠો હતો પાણી પીવું પીધું અને બેઠો એક વૃક્ષ નીચે ત્યાં એક કૂતરો આવ્યો અને કૂતરાએ નદીમાં પાણી પીધું એ જોયું તો ડાયજીને છે પાત્ર ફેંકી દીધું કૂતરો એમને પાણી પીવે છે મારે પાત્રની જરૂર શું છે પાત્ર નાખી દીધું ઠંડી લાગે ગરમી લાગે ત્યારે વૃક્ષના પાંદડા ઢગલા પીડ્યા હોય એમાં છુપાઈ રાત કાઢી નાખે આવો મસ્ત એની પાસે સિકંદર આવ્યો હલો લાંબા પગ કરીને તમે પોઝિશન હોય છે ફેલાવી સૂતો કોના બાપની હાડી બાપ નદીને એવી સરસ મજાની સુવાળી રેતી અને સવારનો કુણો કુણો સૂરજનો તાપ સનબાથ મૃદુ સૂરજના કિરણો હે એવો કોમળ રતુમડા કિરણો ફેલાવે અને આ દાયજીને બે પગ પૂરેપૂરા લાંબા ફેલાવેલા હાથ ફેલાવેલા અને નદીના મુલાયમ રેતીમાં મસ્ત થઈને પીડ્યો હતો અમે સિકંદર આવ્યો તો એમ જ પીડ્યો રહ્યો હેલ્યો નહીં અને આપણે તો કોઈ સેજ મિનિસ્ટર આવે કોઈ પણ આવે તો સર હરખા બરખા થઈ જાય ખાલી આને કાંઈ પહેર્યું નહોતું પેલું આપણે ખાલી બરમુડો પહેર્યો હોય તો હરખું કરીએ આ બધું કરીને પડ્યો જ રહ્યો એમ સિકંદર કે મેં આપકો પ્રણામ કરતા કોણ છો ભાઈ મહાન સિકંદર ગ્રીક સમ્રાટ સિકંદર એમ તોય હેલ્યો નહીં હવે ગ્રીકમાં છે આ અને ગ્રીકનો રાજા સિકંદર છે તો હેલો એમને જ પીડ્યો રહ્યો સિકંદરને કેટલું અપમાન લાગ્યું છે વિચાર તો કરો તમે પણ જાય ક્યાં ની આગળ પ્રતિભા એવી કઈ બોલી જ શક્યો નહીં અરે પડ્યા પડ્યા એને કીધું ઠીક હે ઠીક હે ઠીક કહા જાતે હો પડ્યા પડ્યા ડાયોજીને છે પૂછ્યું કહા જાતે હો બોલે અનેક પ્રદેશો જીતવા માટે જાઉં છું લાવ લશ્કર સાથે લઈ નીકળ્યો છું થયું અહીંયા આપ છો તો આપને પ્રણામ કરતો જાવ એટલે અહીંયા આવ્યો છું ઠીક ઠીક છે પ્રદેશો જીતવા જાવ છો હા હા ઠીક ઠીક ક્યાં પ્રદેશો જીતશો તો કે પેલા હું તુર્કતાન અને મિશ્ર જીતી લઈશ હા સારું જીતાઈ ગયા પછી માની લે તુર્કસ્તાન ને મિશ્ર જીતી લીધા પછી પછી હું ઈરાન અને અફઘાનિસ્તાન જીતીશ સારું ઈરાન અને અફઘાનિસ્તાન જીતી લીધા પછી વોટ નેક્સ્ટ પછી શું પછી હું ભારતને જીતી લઈશ સારું ભારત જીતી લીધું વોટ નેક્સ્ટ પછી શું પછી ભારતના આસપાસના પ્રદેશોને જીતી લઈશ સારું આસપાસના પ્રદેશ જીતી લીધા પછી શું પછી શું પછી હું એશિયાના બધા પ્રદેશો જીતી પૂરો એશિયા ખંડ જીતી લઈશ સારો એશિયા ખંડ જીતી લીધો ડાયોજિનસ કે પછી શું તો પછી હું આરામ કરી એટલે પછી આરામ જ કરવાનો હોય તો અત્યારે કરીને આટલું કર્યા પછી જો તારે આરામ જ કરવાનો હોય તો હું શું કરું છું અહીંયા હું કરું છું શું અહીંયા એટલે આવડી મોટી રેતી ને નદી ને તટ પડ્યો છે મારી જેમ પડખે સુઈ જાય નાખો સુઈ જા લાંબો થઈ આરામ જ કરવો હોય તો હું આરામ જ કરું છું મારી જેમ સુઈ જા અને એમાં જ મજા છે ડાયજનસ કે મજા એમાં જ છે સુઈ જા સિકંદર બોલ્યો બુદ્ધિશાળી તો હતો જ સિકંદર બોલ્યો કે તમારી વાત મને સમજાય છે પણ હું અત્યારે પાછો વળી શકું એમ નથી બસ આ તકલીફ છે આપણી બધાની વાત સમજાય છે પણ પાછું વળાતું નહીં ખબર પડે છે કે આ ખોટું થાય છે ખોટું કરીએ છીએ અતિરેક થાય છે વધારે થાય છે આ નથી કરવા જેવું આપણે જે આ બધી માથાકૂટ કરીએ છીએ પરણવા જેવું નથી બાલ બચ્ચામાં મજા નથી પત્નીમાં મજા નથી આ બધું છે wife is long time worry બધું બધું એવું જ છે બધું પણ છતાંય પાછું વળાતું નથી એ જ થાય છે એનું કારણ છે સ્પીડ પકડાઈ ગઈ ને પછી તમે ઊભું રાખવાનું કે ઊભું રહી આ સ્પીડ પકડાઈ જન્મ જન્મની સ્પીડ પકડાઈ ગઈ છે દેખાતી નથી પણ ગુણાતીતાનંદ સાહેબ એટલે કહ્યું છે જીવનું હૈયું તો એવું ધગી ગયું છે જાણે લાખ મણ લોઢાની ગોળી હોય એ તપીને લાલચોળ થઈ ગયું લાખ મણ લોઢું કિલો બે કિલો નહીં લાખ મણ લોઢું એની લોઢી એ ગોળો તપીને લાલચોળ થઈ ગયો હોય અને એને ટાઢો કરવો હોય તો બે પાંચ છાટા પાણી નાખો બે ઘડા નાખો તો કઈ લોઢી ઠરે નહીં એ તો ગંગા જેવો ઊંડો ઘેઘોર ગુનો હોય અને કોઈ મશીનોથી એ લોઢીના ગોળાને લાખમણ લોઢીના ગોળાને હડસેલી દે તો ગુણાતીતાનંદ સ્વામી કે પંદર દિવસ સુધી તો મોટી છોડો ઉછળા કરે ત્યારે માંડ માંડ ઠરે જીવનું અંતઃકરણ આવું તપી ગયું છે હવે એને થોડોક થોડોક સત્સંગમાં આવવું છે એમાંય પાછો ફોન હેરાન કરે એમાં વળી બીજું હોય એમાં વળી ત્રીજું હોય એમાં વળી આવે આમાં ટાઢું ક્યાંથી થાય અને આ ઊભો ક્યાંથી રે સમજાય છે પણ હું પાછો વળી શકું એમ નથી જાઓ તો ડાયજીને છે કહ્યું જાઓ તો જાઓ યાદ રખના કે મેરે છે તેરી મુલાકાત હુઈ હતી ડાયજીનિસ કે છો વટથી કે છે જાઓ લૌટતે નહીં રૂકતે નહીં મગર યાદ રખના કે ડાયોજીનિસ ફકીર છે તેરી મુલાકાત હોય હતી યાદ રખના બસ આટલું કઈ ડાય તોય ઓલા સિકંદરે એમ કહ્યું કે બાપજી હું આપની શું સેવા કરું ફકીરોને આદર હોય ને એટલે હું આપની શું સેવા કરું ડાયજીને કે પરમ કૃપાળુ પરમાત્મા એની કૃપા વરસથી હોય એવો સરસ મજાનો તડકો મારા ઉપર પડે છે તમે ઊભા છો એમાં રૂકાવટ થાય છે થોડા હટી જાઓ એ સેવા છે શું આ ફકીરોની વાતો હોય છે તમારે સેવા કરવી તો આટલી જ કરો હટી જાઓ એક જણાનો છોકરો ભાગી ગયેલો બાપાને મૂકીને એકનો એક છોકરો પછી બાપા બહુ જુર્યા ને એમાં છોકરો તો વળ લઈ ગયો ગમે ત્યાં વયો બાપાને કઈ ખબર નહીં એમાં બાપાને છેલ્લી અવસ્થા આવી ગઈ હોસ્પિટલમાં દાખલ કર્યા તો વળી કોઈને ખબર આપ્યા બાપુજી છેલ્લા શ્વાસ લે છે એકનો એક દીકરો છો મળી લે તો સારું તને રહી જાય છે ને બાપાને રહી જશે ઓલા ને એમ થઈ ગયું કે ભલે જે કઈ આટી પડી હોય પણ મરતા મરતા તો મળી આવું એટલે હોસ્પિટલમાં આવ્યો બાપાને ઓક્સિજન ઉપર મૂકેલા અને આવ્યો અને જીતો ગોઠણીએ પડીને પિતાજી મને માફ કરો મેં આપને ખૂબ દુભ્યા છે હું આપની શું સેવા કરું આપની શું સેવા કરું બાપુજી પીડા પીડા કે ઓક્સિજન ઓક્સિજનની નળી ઉપરથી પગ લઈ લે એ સિવાય મારે બીજે કાંઈ સેવા જોતી નથી કઈક બહુ ઉલટ બુલટ થઈ ગયું છે ને તે પછી આપણે પ્રધાન છે ને હોસ્પિટલમાં બધા પડ્યા હોય ને ઘવાયેલા ભૂકંપ કે કઈ એવું થયું છે પછી એમાં બધા જોવા કે મુલાકાત કરવા ગયા હોય તો એક દર્દી પાસે નવી દર્દી હતો ને ચાઇનીઝ હતો તો એની પાસે જઈને પ્રધાન ઉભા રહ્યા હલો ચાચા ચીચી ચું છું ઓઈલો હેલો ચાચા ચીચી ચું છું આને કઈ ચાચા ચીચી ચું ચું કઈ સમજણ પડે નહીં અને બે વાર બોલ્યો ને મરી ગયો તો આને મિનિસ્ટરને એમ થઈ ગયું કે આને છેલ્લી ઈચ્છા વ્યક્ત કરી લાગે છે તો મારે પૂરી કરવી જોઈએ હું આ રાજ્યનો મંત્રી છું આ ચાચા ચીચી ચૂંચું શું છે એમ એની ઈચ્છા આપણે પૂરી કરીએ એટલે ભાઈ આ તો ચાઇનીઝ ભાષાવાળો પકડવો પડે તો માંડ માંડ એક ચાઇનીઝ મેળ્યો એમને કીધું કે ભાઈ એક દર્દી હતો ને આવી રીતે હું મળવા ગયો અને પછી એની છેલ્લે મેં બે પૂછ્યું પણ કઈ એને જવાબ દીધો ચાચા ચીચી ચૂચુચુચી તો એની છેલ્લી ઈચ્છા જે મારે પૂરી ઓલે કપાળ ખૂટ્યું કાંઈ નથી તે એની ઓક્સિજનની નળી દબાવી દીધી હતી એમાં મરી ગયો ચાચા ચીચી ચૂં ગયો સિકંદર નીકળી ગયો છે હવે મજાની વાત છે ભાઈ પછી તો તમે જાણો છો એ કથામાં કઈ પડવું નથી સિકંદર ગયો પછી ભારતના યોગ્યો સાથે પણ મુલાકાત થઈ યોગ્યોને પણ લઈ જવાની કોશિશ કરી પણ યોગ્યોએ કીધું કે તું અમને ક્યાં લઈને જઈશ તું જ પાછો ફરી નથી શકવાનો ભારતના યોગ્યો ડાયજ્યુનિસથી આગળ વધે કે તું શું જીત જીત કરે છે તું ઘરે પાછો પહોંચીશ તો ને બીચ મેં મર જાયગા યોગ્ય કહી દીધું ભારતના યોગ્ય મરહી જાયગા બીચ મેં અને વચ્ચે જ મરી ગયો બેબી લોનમાં જ પતી ગયો પહોંચ્યો નહીં પાછો અને એ ઇતિહાસમાં ઘણું ખોટું છે અને ભાઈ સિકંદર ને પોરસના જે યુદ્ધની વાતો છે હકીકતમાં આપણા પોરસે સિકંદરને શિકસ્ત આપી છે હરાવ્યો છે પણ ઇતિહાસ લખનારા બધા એ વખતના વિજેતાઓ ને એટલે બધું ફેરવી નાખ્યું છે પોરસે એને મચક મચક નથી ત્યાંથી જ ગમ ખાઈને પાછો પીડ્યો છે એમ ભારત છે મેરા ભારત મહાન ભારતના હકીકત અત્યારે જે ભારત છે એમાં તો સિકંદર આવી જ નથી શક્યો એ આ પાકિસ્તાનનો જે પેશાવર એ બાજુ ભાગ છે ત્યાં જ સિકંદર આવ્યો હતો અને ત્યાંથી પાછો ફરી ગયો ત્યાંથી જ પૌરુષો એને કાઢી મૂક્યો પછી તો સિકંદરની આખરી ઘટના થઈ વર્ષો ગયા સિકંદરનું મોત થયું હવે કથા જોજો સિકંદર મરી ગયો જાણો છો ને મરી ગયો હા હા એ જાણવું જરૂરી છે નહીતર શું છે એક જણે મુંબઈમાં ડાયરો કરેલો અને ડાયરાની અંદર એક ચારણ ગઢવી સરસ મજાનું છે ને એમણે સાહિત્ય બહુ રજૂ કર્યું એટલે એમાં બધા હતા કે તમે બહુ સરસ દોહા છંદ આ તે બધું રજૂ કર્યું પણ ઝવેરચંદ મેઘાણી ગાય એ ગાયકી જુદી ત્યાં પેલા શેઠ આયોજક હતા ને એ કે આવતી વખતે આપણે મેઘાણીને બોલાવશું એટલે મેઘાણી વિયાગીને ભરોસો થઈ ગયા એ ખબર નથી આવતા વખતે આપણે એનો પ્રોગ્રામ રાખશું એટલે જાણવું જરૂરી છે સિકંદર મરી ગયો મજાની કથા આપણી પુરાણની કથામાં છે ને એમ જો એમાં વૈતરણી નદી આવે છે ને વચ્ચે વૈતરણી પાર કરવી પડે એટલે બધી આ ધર્મ કથાઓમાં આવે છે ને ગાય આવે ને પૂછડું પકડે ને પછી વૈતરણી પાર કરે ધર્મ કથાઓમાં આવે છે ને બધું પુરુષોત્તમ માસમાં આવી કથાઓ ડોસીઓ સંભળાવતી હોય છે એ વૈતરણી પાર કરવાની હોય એ પાર કરી જાય એ સ્વર્ગમાં નીકળી જાય અને જેમાં ડૂબી જાય કચડાઈ જાય બહી જાય વહી જાય એ નર્કમાં જાય અને ત્યાં દુઃખ ભોગવે આ વૈતરણી નદી ભયંકર ચીકણી કાદવ કીચડ પચ પરુન આવી બધી ભયંકર વૈતરણી નદી એનાથી ભરપૂર સિકંદર મર્યો વૈતરણીને કાંઠે આવ્યો અને વૈતરણી હવે જો અહીંયા તો લાવ લશ્કર હતું હાથીઓ હતા ઘોડા હતા બધા રથ હતા બધું હતું ત્યાં પૈદલ જો કાંઈ છે જ નહીં સિકંદર વૈતરણી પાર કરવા માટે મથે છે ખૂંચે છે એક ડગલો બે ડગલો નીકળાતું નથી આથડે છે વળી ટેકો લે છે અહીંયા ગોઠણે ગોઠણે સુધી ખૂંચતો જાય છે ચિત્કાર કરે છે હલાતું નથી પણ પાર કરવું તો જરૂરી છે કાદવ કિચડ આહ નીકળે છે એમાં ક્યાંક એને પાછળથી ચપાક ચપાક ચપક ચપક ચપક પાદુકાનો અવાજ આવ્યો અહીંયા કોણ છે પાછળ જોયું ડાયોજીનસ બોલા થા ને કે યાદ રખના મેરી મુલાકાત ડાયોજીનસ ફકીર સે હુઈ થી યાદ રખના સિકંદર પાછળ જોયું ડાયોજીનસ વાત વાતમાં જોઈ તો આવી ગયો કિનારે સિકંદર બોલ્યો અચ્છા હી હુઆ ફિર સે એક સમ્રાટ કા એક भिक्षुक से मिलना हो गया फिर से एक सम्राट का एक भिक्षुक से मिलना हो गया डायोजिनस बोला बात तो सच कही लेकिन थोड़ा सोचना सम्राट कौन है और फकीर कौन है <laughs> रुवाड़ा उभी कर दे विवाद से सच तो है लेकिन थोड़ा सोचना देख सिकंदर अभी पता चल जाएगा अभी ही पता चल जाएगा कौन सम्राट है कौन भिक्षुक है हाँ हाँ સાટ સાટ સાટ કરતો પાણીની ઉપર ડાયજન ચાલતો થઈ ગયો સિકંદર જોઈ રહ્યો એ તો ખૂંચે છે નીકળી નથી શકતા પગ કચડાય છે અફડાય છે અને નદીનો પ્રવાહ એને પછાડે છે અને ડાયજને ધરતી ઉપર નહીં પણ આકાશમાં ચાલતો હોય એમ પેલી નદી ઉપર ચટ ચટ કરતો ચાલતો થઈ ગયો એટલે સિકંદરે બૂમ મારી ઓ ये क्या मामला है सोच लिया कौन सम्राट कौन फकीर कौन सम्राट कौन भिक्षु सोच लिया मतलब मतलब यही जो सम्राट होता है जो संपत्तिवान होता है जिसके पास संपदा होती है वो ऐसे तैर कर निकल जाता है जो भिक्षुक होता है वो डूब जाता है तू तो सम्राट पृथ्वी पर था यहां भिक्षुक है मैं पृथ्वी पर भिक्षुक था यहां सम्राट हूं पर यह कौन सी संपदा है यही संपदा હવે તમે જુઓ શંકરાચાર્યની વાત એ डायोजिनस के ये संपदा क्या है परमात्मा की संपदा ही संपदा है बाकी कोई संपदा नहीं तुमने परमात्मा की आराधना की हो तो यही संपदा यहाँ काम में आती है और कोई संपदा काम में नहीं आती અને ચાટ ચાટ ચાટ ચાટ કરતો ડાયોજીનસ નદી પાર કરી નીકળી ગયો અને સિકંદર ગોથા ખાઈ ડૂબી અને વહી ગયો આ વિદ્યાઓ કઈ કામ આવતી જે બાહુબળથી મેળવું તે સિકંદર ભોગવી પણ ના શક્યો કઈ કામ આવે પરમાત્માની સંપદા કામ બીજું કામ પણ ભાઈ હજી એક તાજુબી વાત દુનિયાવી બહુ આ વાત હું બહુ સાર્વજનિક ગણીને કરું છું તમે છો જ એટલા જ માટે એમ નહીં કારણ કે બધાને સાંભળવામાં આવશે શાસ્ત્રીય વાત છે લૌકિક કોઈ વિદ્યાઓ તો ત્યાં કામ નથી આવતી ભાઈ પણ હવે ધ્યાનથી સાંભળવાની વાત છે શંકરાચાર્ય વાત કરી છે ને બહુ અદભુત છે ગહન છે ગહન અતિ ગહન છે કે ભજ ગોવિંદમ ભજ ગોવિંદમ ગોવિંદમ ભજ મૂળમતે પ્રાપ્ત સન્નિહિતે મરણે નહીં નહીં રક્ષતી ડુકરું કરણે બીજી કોઈ વિદ્યા કામ નહીં આવે એ પ્રથમના એકસઠમાં વચનામૃતમાં બ્રહ્માનંદ સ્વામીએ શ્રીજી મહારાજને પ્રશ્ન કર્યો કે પ્રભુ મહારાજ આ આત્મનિષ્ઠા છે એ મૃત્યુ સમયે કેટલી કામ આવે છે અંતકાળે આત્મનિષ્ઠા હવે આત્મનિષ્ઠા આપણે બધા દેહનિષ્ઠ છે દેહનિષ્ઠ હું દેહ છું બસ હું છું હું જે છું આ દેહ છે લાંબો ગુરો ટૂંકો કણબી પટેલ બ્રાહ્મણ સાધુ પટેલ આ સાજો વાંધો મિનિસ્ટર જે તે હોય સિસ્ટર બ્રધર જે કહો તે હું કોણ આ દેહ ખોળ્યું આપણે દેહનિષ્ઠ છીએ પણ આત્મનિષ્ઠ એટલે દેહને હું માને જ નહીં આત્માથી પર આ દેહથી પર હું સચ્ચિદાનંદ બ્રહ્મરૂપ એવો આત્મા છું એવી જેને દ્રઢતા થઈ છે ક્યારે એવું મનાતું નથી કે હું દેહ છું હું આત્મા છું સચ્ચિદાનંદ છું બ્રહ્મ છું આવું માનવાની જેને નિષ્ઠા છે એવી આત્મનિષ્ઠા મોત સમયે કેટલી કામ આવે છે અંતકાળે કેવો બ્રહ્માનંદ સ્વામી પ્રશ્નનો પૂછ્યો શ્રીજી મહારાજે જવાબ આપ્યો કે જેમ કોઈ નદી તરવી હોય તો ત્યાં તરતા આવડતું હોય એ નીકળી જાય પણ જેને તરતા ના આવડતું હોય એ ઉભો થઈ જાય એટલે ન તરી શકે પણ દરિયો તરવો હોય તો જેને તરતા આવડતું હોય એ ઊભો રહી જાય ને ન તરતા આવડતું હોય એ ઊભો રહી જાય બે ને વહાણની જરૂર પડે કેવી સરસ વાત બસ એમ કઈ શ્રીજી મહારાજ કે સ્વામી આ ભૂખ તરસ ટાટ તડકો સુખ દુઃખ માન અપમાન આ સંસારના જે બધા તાપ છે ને એ નદીઓ જેવા છે એને પાર કરવા હોય તો આત્મનિષ્ઠા વાળો તરી જાય છે દેહમાં સુખ દુઃખ રોગ દગાદી માનવી આ તે બધું કંઈક આવે તો આત્મનિષ્ઠા વાળો એને તરી જાય છે પણ સ્વામી મૃત્યુ સમય છે એ દરિયા જેવો છે ત્યાં આત્મનિષ્ઠા કાંઈ કામમાં આવતી નથી ત્યાં તો જેમ વહાણનું કામ પડે દરિયો તરવા એમ ભગવાનના ચરણનો આશ્રય ને ઉપાસના સિવાય બીજું હવે તમે વિચાર કરો કે શંકરાચાર્ય જે સાદા શબ્દોમાં દેખાતી વાત કેટલી ઊંડી કઈ છે પણ જે જ્ઞાન માર્ગી છે ને સોહમ સોહમ કરે છે એને આ વાત ન સમજાય કારણ કે હજી મર્યા નથી અને મરી ગયા તા કેટલી વાર એ યાદ નથી અને જે આર પાર જોઈ શકે છે એ માનતા નથી દરિયા જેવો મૃત્યુ સમય છે હવે તમે વિચાર કરો લ્યો આપણે તો નદી તરવી હોય તો ના તરી શકીએ ને એમાં તરતા આવડતું હોય એ હાફી જાય કે જેમ તેમ નદીઓ તરાઈ શકાય અને દરિયો એટલે શું નાખી દેજો ગમે એવો તરવીઓ હોય તો હમણાં એક કેવો સરસ તરવીઓ હતો એ દરિયામાં ડૂબીને મરી ના ગયો થાકી ગયો થોડુંક ગયો એને મતું હું નીકળી જાય પણ એમાં થાકી ગયો વયો ગયો કેમ તરાય અને દરિયો મોજા ઉછળતા હોય પછડાતા હોય મૃત્યુ સમય એવો છે ત્યાં આત્મનિષ્ઠા કાંઈ કામ આવતી નથી ત્યાં તો ભગવાનની ઉપાસના રૂપી વહાણનું જ કામ પડે છે બાકી નથી શું થાય છે ત્યાં એક તો એવું છે જેવું મોત આવે ને એટલે જેમ ઓલો મદારી હોય ને એની પાસે કરંડીઓ હોય ને એમાં એક બે સાપ પૂર્યા હોય અને પછી જેમ આમ આમ વાંસળી વગાડે મોરલી અને કરંડિયાનું આમ ઢાંકણું ઉભાડે એવું તરત કરીને સાપ ઉભા થાય ને એમ મોત આવે ને એની સાથે જ અનંત જન્મોના એક જન્મોના નહીં અનંત જન્મોના કર્મો છે ને એ બધા ફૂફાડા મારીને સામે આવે છે અનંત જન્મોના તમને જો જોતા આવડતું હોય અને કદાચ તમને એ કાંઈક સમજમાં આવ્યું હોય તો તમને તરત ખ્યાલ આવશે આપણને ઘણીવાર વીસ વીસ વર્ષ પહેલા પચી પચી ચાલી ચાલી વર્ષ પહેલાની આપણને અચાનક કોઈ એક ચિત્ર કે વાત યાદ આવી જાય છે આપણે કામ તો બીજું જ કરતા હોય હે હમણાં થોડા વખત પહેલા હું તો વાંચતો હતો રસથી વાંચતો હતો એમાં ડૂબેલો હતો તોય મને પાંત્રીસ વર્ષ પહેલા એક છોકરો જામફળ લઈને વેચવા નીકળ્યો એ દેખાણો એટલે એનું શું કહું મેં બહુ વિચાર કર્યો કે આ પુસ્તકને આ વાતને ઓલા જામફળવાળાને લેવા દેવા શું આખે આખો જામફળ વાળો દેખાણો ટૂંકી ચડી ચડ્ડી દેખાણી લાલ રંગની ફાટેલો શર્ટ દેખાણો મોટો કરંટીઓ દેખાણો જામફળ દેખાણા એમાં સુધારેલા લાલ જામફળ દેખાણ બધું દેખાણું મેં આ શું છે બસ આ તો એક દેખાણું મરવા ટાણે અનેક જન્મના એટલે આત્મનિષ્ઠા દ્રઢ કરી હોય અહમ બ્રહ્માસ્મી અહમ બ્રહ્માસ્મી કરી કરીને બધું કર્યું હોય પણ જ્યાં સુધી પૂરી સ્થિતિ ન થઈ હોય સ્થૂળ દેહ તરી ગયા હોય સૂક્ષ્મ ચાલો તરી ગયા હોય પણ કાર્ય શરીર જે છે ને એમાં સંસ્કારો પડ્યા છે એ આત્મનિષ્ઠા વાળો મરે ને એની સાથે જ આ બધા કારણ શરીરમાં પડેલા બધા સંસ્કારો તમારે કોમ્પ્યુટરમાં વાયરસ આવે ને કેમ બધું ડખોળાઈ જાય એમ આ પૂર્વનો બધો સંસ્કારનો એવો લોટ આવે ને એટલે બધું કોમ્પ્યુટર છે ને લોચે ચડી જાય અને જેમ દરિયામાં પછી માણસ એકલો હોય અને મોજામાં ઉછળાય એની બચવાની કે ક્યાં આશા જ્યાં વહાણો ઊંધા પડી જતા હોય એટલે ત્યાં કોઈ પાર થઈ શકતો નથી ત્યાં તો ભગવાનની ઉપાસનાનું કામ પડે છે ભાઈઓ લૌકિક વિદ્યા તો કામ નથી આવતી મોત સમય આત્મનિષ્ઠા પણ કામ નથી આવતી જ્ઞાન નિષ્ઠા કામ નથી આવતી એટલે શંકરાચાર્યજી કહે ભજ ગોવિંદમ ભજ ગોવિંદમ ગોવિંદમ ભજ મૂળ મતે પ્રાપ્તે સન્નિહિતે મરણે નહીં નહીં રક્ષતી ડુકરું કરણે આ ડુકરું કરણે છે ને એમાં જ બધો છે ખજાનો આ શાસ્ત્રોનો સાર એ ઈશારો જ ત્યાં સંસ્કૃતનો મૂકી અને શંકરાચાર્ય કહે છે બીજી કોઈ વિદ્યા ત્યાં કામ નહીં આવે ભજન કરી લે ભજન કર ભજન કર હા તમે જ્ઞાન સાધો યોગ સાધો જે કરો પણ એની સાથે ભજન જોડો તો કામ ના કોઈનો જ્ઞાન માર્ગ રૂચિ હોય કોઈને યોગની રૂચિ હોય તો કરવાનું પણ ભગવાનને છોડીને નહીં આ કોઈને સગવડતા હોય તો સ્કૂટર ઉપર જાય કોઈની સગવડતા હોય તો રિક્ષા બાંધી લે કોઈને સગવડતા હોય તો સરસ મજા મર્સિડીઝ ગાડી લઈ જાય એ જેની જેવી એની ક્ષમતા પણ હરિભજન સાથે હોવું જરૂરી રિક્ષામાં બેઠા હોય ભજન કરો તો જ તમને નહીતર ક્યાં ભટકાઈ ઊંધું પડી જાય છે એવું કઈ કહેવાય એટલે ગાડી વાળાએ ભજન કરવું પડે અને રિક્ષા વાળાએ કરવું પડે કારણ કે ક્યાં કોણ લો ઊંધો પડી જાય શું ખબર પડે રિક્ષામાં બેઠેલો એક જણા બોલે રિક્ષા વાળો એવી ચલાવે આમથી આમ હું હું આમ આમ આમ આમ ઓલો બિચારો ગામડેથી પહેલી વાર આવેલો એટલે ઓલો એટલો ગભરાઈ ગયો રિક્ષાવાળાને ખભે હાથ મૂકીને કે ભાઈ જરા ધીમે ચલાવો સીધી ચલાવો શાંતિથી ચલાવો હું પહેલી વાર જ રિક્ષામાં બેઠો છું ગભરાઉં છું તો પેલો કે હું પહેલી વાર રિક્ષા ચલાવું છું હું ગભરાઉં છું હું પહેલી વાર જ ચલાવું છું હું ગભરાઉં છું એટલે ગાડી હોય મોટર હોય રેલવે હોય કે ચાર્ટર પ્લેન હોય હરિભજન બધાને જરૂર છે કારણ કે ગમે ત્યારે ગમે તે ઊંધો પડી જાય જરૂર તો છે અદભુત એટલે આપણે સમજવાનું એ છે આ કંઠી પહેરીએ ગુરુ પાસે જઈને દીક્ષા મંત્ર લઈએ વિધિવત શરણે થઈએ મંત્રથી ભગવાનને આશ્રય થઈએ વાત મામૂલી લાગે કામ ત્રણ મિનિટનું એ દેખાતું સામાન્ય વિધિ અને હાવ સરળ હાથમાં માળા લઈ સ્વામિનારાયણ સ્વામિનારાયણ નહીં ભૂખ્યું રહેવાનું નહીં તપ કરવાનું નહીં ઊંધા પગે લટકવાનું હે નહીં વન વગડે જવાનું કાંઈ નહીં તમ તારે એક હાથે તમ તારે દૂધનો ગ્લાસ પીતા જાઓ આઈસ્ક્રીમ ઝપટ મારતા જાઓ અરે આઈસ્ક્રીમ આમ ખાતા સ્વામિનારાયણ સ્વામિનારાયણ તોય પાર થઈ જાવ એટલે આવું આ દેખાતું સાવ સાદું સીધું પણ એનો કેટલો મહિમા છે એ જોવાની જરૂર છે લાગે સાવ સીધું સાદું એટલે આપણે જે કરીએ છીએ ને એ હાવ મામૂલી લાગે છે લ્યો કંઠી પહેરી લીધી ગુરુ પાસે જઈ આવ્યા અને ભગવાન આશરો કરી લીધો અને સવાર સાંજ થોડી થોડી માળા કરીએ છીએ અને ભગવાનનો આશરો રાખ્યો છે લાગે છે સામાન્ય પણ ખબર નથી એ કેવડું મોટું કામ કરે છે કેવડું મોટું કામ કે ત્યાં બધા શાસ્ત્રો ડૂબી જાય એવું કામ છે પણ વિધિવત ભગવાનને આશ્રય થવું કંઠી પહેરવી હાથે પહેરી લેવી એ વાત નથી બહુ છે તમે તમે હાથે નાથે હાથમેળ કરી લ્યો એ સમાજમાં વેલિડ ન થાય તમને બે મન મળી ગયા હોય હાથે હાથે મન હાથ મેળવી એ સમાજ ને સ્વીકારે ને તમારે વિધિવત લગ્ન કરવા પડે વચ્ચે ગોરદાદા હોય કે પછી કોર્ટનો પેલો જજ હોય પણ એ કાંઈક તો કરવું જ પડે ને એ તમને જોડે પછી તમારે વાંધો નહીં એમાં વિધિવત થવું જરૂરી છે હવે વિધિ આજના ભણેલા ગણેલા હોય એટલે તરત હવે એ શું હરી ભજન કરો ગણાય નથી લોકો બધા જાહેરમાં મોટા મોટા વ્યાખ્યાતો પ્રવચનો કરે કે હવે કંઠા ભાળ્યા લે કંઠા કે મારે જો કંઠીઓ બાંધવાની હોય ને તો આખા દેશમાંથી કંઠીઓ ખૂટી પડે તો બાંધો કોણ ના પાડે છે એ તો બાંધવા બેસોથી ખબર પડે કેટલા આવે છે હા સાંભળવા હવ આવે કંઠી બાંધવા એમ કોઈ ન હોય એટલો બધો સમાજ કઈ મૂર્ખો નથી એ વાતું થાય એ કંઠી ને કંઠા ના કહેવાય એમાં ફેર પડે છે આશ્રયનો મહિમા છે ભાઈ કેમ કહેવાય કુકાઓ પાસે એક બે વાત કરીને પૂરું કરીશ અમૃતના ઓડકાર આવે એવી વાતું છે ભાઈ આપણે જેને સાવ સામાન્ય આશ્રય માનીએ છીએ ભાઈ એટલે ભજગોવિંદમ ભજગોવિંદમ ગોવિંદમ ભજે મૂળ મતે કઈ સામાન્ય વાત શંકરાચાર્ય નથી આટલા જ્ઞાનના નિષ્કર્ષ પછી એમ કે છે કે ગોવિંદનું ભજન સિવાય કાંઈ કામ નહીં આવે નહીં એમ ન કે કે બ્રહ્માસ્મી અહમ બ્રહ્માસ્મી કામ આવશે બીજું કઈ કામ નહીં આવે તું આ ક્યાં મીંડો કરવો આ ડુકરું કરને ડુકરું કરને મૂકી દે અને અહમ બ્રહ્માસ્મી અહમ બ્રહ્માસ્મી અહમ બ્રહ્માસ્મી મૂળ મટે આ જતું એ જ કામ આવશે ના એવું નથી કહ્યું ગોવિંદનું ભજન થાય એ જ કામ આવશે બીજું કઈ કામ આવશે નહીં એનો અર્થ એ નથી કે આત્મનિષ્ઠા કામ નથી આવતી હા તમે શંકરાચાર્ય જેવી સ્થિતિ કરી નાખી હોય થઈ ગઈ હોય કે દેહ ઓગળી ગયો હોય સાવ દેહ ભાવ જ ઓગળી ગયો હોય અને સર્વત્ર વ્યાપક એવું જ અક્ષર બ્રહ્મચિદાનંદ છે એની સાથે આત્મા એક થઈ ગયો હોય અને પ્રકૃતિનું કાર્ય નજરમાં જ ન આવતું હોય એવી બ્રહ્મની દશા થઈ ગઈ હોય હોય તરી જાય એને કોઈ કારણ કારણ શરીરે નીકળી ગયું ને બાકી એક સેજ કારણ શરીર ચોંટ્યું હોય તો આત્મનિષ્ઠા વાળો હલવાય ખરો કારણ કે પોતાના બાહુબળથી દરિયો તરવાનો છે અને પેલો જે આશ્રય વાળો છે એ તો નાવમાં બેસી ગયો છે એટલું એને મોટું સરળ કામ છે સાંભળો કુકાઓ પાસે વાઘણિયા ગામ છે અમરેલીનું પાસે કુકાઓ કુકાઓની પાસે વાઘણિયા ગામ ત્યાં જુનાગઢના આપણે ગુણાતીતાનંદ સ્વામીની સાથે રહેલા એવા કૃષ્ણચરણદાસજી સ્વામી સ્વામિનારાયણ સંપ્રદાયના કૃષ્ણચરણદાસજી સ્વામી એ વાઘણિયા પધારેલા મહાપુરુષ સમર્થ અતિ સમર્થ હરિમૂર્તિમાં ખોવાઈ જાય પલાઠી વાળીને બેસે કે ના બેસે અખંડ ખુલે કે બંધ આખે ભગવાન સ્વામિનારાયણ અખંડ રસ પીવે એવા મહાસમર્થ એ વાઘણિયા આવ્યા હવે એ વખતે બન્યું શું ગામમાં એક વાલાભાઈ વસોયા કરીને એક ભાઈ એ બીમાર બહુ થઈ ગયેલા અને પીડા તો આપણે વાત કરી ને શરીર વેદનાત્મક એવી પીડા થાય એવી પીડા થાય કે ન બેસાય ન ઉઠાય ન સુવાય ન મરાય ન જીવાય આવી વેદનાઓ થાય ચીસો પાડે એમાં એને ક્યારેક ક્યારેક સ્વામી ત્યાં આવતા હોય એટલે પછી નામથી જાણતા હોય ક્યારેક સત્સંગમાં બેઠા હોય સાંભળી હોય સાધુ સંત માની વાતો સાંભળી હોય એટલે કોઈ કીધું પાસેથી જાણ્યું કે કૃષ્ણચરણ દાદી સ્વામી આવ્યા છે એટલે આને થઈ ગયું કે ભાઈ એ બાપા એ મોટા સાધુ છે એને જઈને કોઈક કયો ને એમ મારું આ દુઃખ દૂર કરે ભાઈ સાહેબ મારો રોગ મટાડે મને સાજો કરે જઈને કોક તો કયો મારા વતી કોઈ દયાળુ હોય એટલે જઈને તરત સ્વામીને વાત કરી કે સ્વામી ગામમાં એક વાલાભાઈ હમ વસોયા છે બીમાર બહુ છે અને પીડાય છે બહુ તો તમને યાદ કર્યા છે સ્વામી કે એમ શું કહેતો હતો એ કે કોઈ સ્વામીને કયો ને મારે મારો દુઃખ મટાડે ભાઈ સાહેબ મારી કોઈક વાત પહોંચાડો બહુ કરગરતો હતો એમ સ્વામીને દયા આવી ગઈ સ્વામી કે હાલો હાલો આપણે ત્યાં જઈ જજો આવ્યા કૃષ્ણચરણ દાજુ સ્વામી જે કઈ ખુરશી કે કઈ એસી લઈને મૂકી દીધું સામે આવીને બેઠા વાલાભાઈ સામે નજર કરી શું છે બાપલિયા અરે બાપા રડી પડ્યા સામે હે મહાત્માજી હે બાપજી ભાઈ સાહેબ દયા કરો મારો આ ધરજ મટાડો સામે કઈ આપ ઘડી મટાડી દઉં આ પાંચ પીડા જે જીવને ઉપડે છે ને વાત કરી હતી ને ત્યાં બીજું કઈ કામ આવતું નથી આવીને બેઠા આપ ઘડી મટાડી દઉં સ્વામી રૂવાડે રૂવાડે દરદ ઓહો પણ સ્વામી દયા હબ ઘડી તમારે મટાડી દઉં મટાડી દો મટાડી બસ બસ બાપા બસ બસ તો તો બસ બાપા બસ બસ પણ વાલાભાઈ મારી બે શરત છે હા તે બાપા તમે આ કયો એટલી શરત પાળું તો મને આ ધરત મટાડો સ્વામી કે પહેલી શરત ભગવાન સ્વામિનારાયણને શરણે થાવ હું તમને કંઠી પહેરાવું આશ્રય કરો એને શરણ સ્વીકારો સત્સંગી થાવ હા બાપા કે એમાં શું વાંધો અત્યાર સુધી ન થયો હાલો થાવ જાય ક્યાં હા બાપા હું સત્સંગી થાવ તમે તમારે લ્યો લ્યો લ્યો લ્યો તમારે જે તમારી વિધિ હોય કરો હું સત્સંગી થાવ મને કંઠી પહેરાવો ભગવાનને આશરે લ્યો લ્યો લ્યો તમે સ્વામી કે પણ બીજી શરત સાંભળો અને સત્સંગી થયા પછી તરત દેહ મૂકીને ધામમાં જવા તૈયાર થાવ હે સ્વામી ધામમાં જાઓ એટલે બાજુવાળા હોય ને હરિભગત ના મારે નથી મરવું ના મારે નથી મરવું મને હાજો કરો સ્વામી કે તો પછી પીડાવો ના ના બાપા એવું નથી એ મારો દરદ મટાડો સ્વામી મારે છે ને મારા છોકરાના છોકરાને પરણાવવાનો બાકી છે સ્વામી કે હોય ધડેના તે તારા છોકરાને પરણાવ્યો એ એના છોકરાને પરણાવશે તું મૂકી દે ને મમતા તૈયાર થા અબ ઘડી હમણાં મોકલી દઉં દરદ માત્ર ગયા ભગવાનને સુખે સુખ્યો થઈ જઈશ એટલે આ કઈ વાત સામાન્ય છે હાલો બાબા સ્વામી મને હાજો મેં કીધું તું બે શરત છે નહીતર પીડા ભોગાયો ના ના ના ના ના ના સ્વામી એટલે હરિભક્તો કે એલા અમને કહેતા નથી કે હાલો તૈયાર થાવ અમે આગળ લાંબા થઈને હોઈ જાય આ દુનિયામાં સુખ શું છે આ એક દુઃખ મટાડતો બીજું આવે તું કદાચ સાજો થઈશ પણ છોકરા તને કાંઈ હેરાન ઓછા કરશે શું થશે એ તને ખબર છે શું કેવા દેશકાળ આ હેરાન એક પીડા બીજું આવશે એના કરતા ધાવામાં સુખ અને ભગવાન આવતા હોય આવા સાધુ હજુરમાં આમ ભગવાને હારવાર તને મોકલી દેતા હોય એની પાસે તો સુખીઓ થઈ જાય આ તું શું મફતનો અહીંયા પીડ્યો છે એમ સ્વામી તમે દયા કરો સ્વામી કે દયા કરી લ્યો તૈયાર થતા હા મા બાપ લ્યો એ છોકરાઓ સાંભળજો આ સ્વામી તો મને મોકલવા તૈયાર થયા એ ક્યાંય ગયો હા બાપા શું છે એ હવે તું તારા છોકરાને પરણાજી અને તમારે જેમ કરો એમ કરજો હવે હું તો દુખી બહુ થયો અને હા બાપા આવ્યા છે તો હવે મને મોકલે છે હવે હું જાઉં હવે તમે તમારું સંભાળજો સામે હાલો લ્યો મને મોકલી દો કરો સત્સંગ સામે કે લાવો હાથ લીધો એનો જમણો હાથ હાથમાં આંજલી મૂકી કાળ માયાનો મંત્ર શરણ મંત્ર બોલ્યા જળ નીચે મૂક્યું ગળામાં કંઠી પહેરાવી હાથમાં માળા આપી વાલાભાઈના માથે હાથ ફેર્યો બે આંખો બંધ કરી સ્વામી કે હવે આંખ ઉઘાડતો નહીં સ્વામિનારાયણ સ્વામિનારાયણ જપજે હું મંદિરે નહીં પહોંચું અહીં બેસું તો મને સૂતક લાગે મારે ના ઉપર મંદિરે નહીં પહોંચું ત્યાં મારો વાલો આવશે ને તમને લઈ જશે એ સ્વામી જેવા બહાર નીકળ્યા આંખો બંધ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ કરે પચાસ ડગલા જેવું ગયા છે ત્યાં છોકરો દોડતો સ્વામી મારા બાપા એમણે કીધું એલા એલા એ ભગવાન સ્વામિનારાયણ આવ્યા છે પાગ બાંધી છે હાથમાં છડી છે પાદુકા ઉપર ચડ્યા છે શ્વેત વસ્ત્રો ધારણ કર્યા છે હાથમાં ગુલાબનું પુષ્પ છે હલો હું જાઉં છું જય સ્વામિનારાયણ હોય જુઓ સારંગપુરના ચૌદમાં વચનાવર્તમાં શ્રીજી મહારાજ એક વાત કહે છે કે આ જીવ છે ને જે સંસારી છે ભગવાનને શરણે નથી એ કેમ મરે છે ને શું થાય છે ભક્ત કેમ મરે છે ને શું થાય છે એ સારંગપુરના ચૌદમાં વચનાવર્તમાં મહારાજે કહ્યું છે કે જે ભગવાનને આશ્રય નથી ભલે ભલે ગમે તેવો હોય તો એનો જ્યારે દેહ જુદો થાય દેહથી જીવ જુદો પડે છે ત્યારે એને યમ જુદો કરે યમના દૂતો આવી એના જીવને દેહથી જુદો પાડે છે અને તરત એને પ્રેતનું દેહ મળે છે પ્રેતનું દેહ એટલે પૃથ્વી જળ બે તત્વ ન હોય તે જ વાયુનું આકાશ ત્રણ તત્વનું શરીર મળે એ પ્રેત શરીર છે એક એકને પ્રેતનું શરીર મળે ત્રણ તત્વનું જે ભગવાનના ભક્તિ આશ્રય નથી એને હો તરત જ એને પ્રેતનું શરીર મળે અને એ પ્રેતના શરીરે પછી યમપુરીમાં જાય છે અને મહાકષ્ટને ભોગવે છે હવે બીજો તો જે ભગવાનને આશરે છે અને હરિનું ભજન કરે છે એ જ્યારે દેહ મૂકે છે ત્યારે એને યમદૂત નથી આવતા એને ભગવાન ને ભગવાનના સાધુ આવે છે અને ત્યારે અંત સમયે જે દરેકને આધિ વ્યાધિ ઉપાધિ ઘરી વળતી હોય છે ત્યારે શ્રીજી મહારાજ મધ્યના ત્રેસઠમાં એમ કહે છે કે એ અંત સમયે અનેક કારણ શરીર એવું હોય એટલે અનેક જાતની આધિ વિધિ ઉપાધિ આ જીવને ઘેરી વળે છે પણ એ જ સમયે ભગવાનને ભગવાનના સંતના દર્શન થાય છે દર્શન થતાની સાથે તેને તમામ આધિ વ્યાધિ ઉપાધિ તરત શમી જાય છે અને જીવ પરમ સુખીઓ થઈ જાય છે આ મહારાજ કે આ આ આશ્રયનું ફળ છે તો ભગવાનને ભગવાનના સાધુ એને તેડવા આવે છે એના દેહમાંથી જીવને જુદો કરે છે એવો શબ્દ યમ લેવા આવે એમાં વાપર્યો અહીંયા શું વાપર્યું કે એને ભગવાનને ભગવાનના સંતના દર્શન થાય છે અને એનો જીવ દેહને મૂકીને જુદો થાય છે જુદો કરે છે નહીં જુદો થાય છે જેમ આમ રે સર આમ કેમ તરત આપણે તમારું ઓલા બે પડવાળી રોટલીને કેમ આમ જરીને આમ જુદી કરી નાખો હે એકદમ સરસ મજાનું તેલ લગાવીને બે પડી રોટલી કરી ને આમ કરીને આમ જુદા થઈ જાય બે પડ આમ ખખડા હોય ખખડીને નોખા પડી જાય એમ જુદો થાય છે અને એ જ બે પડી રોટલી હરખું તેલ લગાવ્યું ન હોય પૂટ ન માર્યો અને વણવાની અંદર એકબીજા કડચડી પાડી દીધી હોય અને પછી રોટલી કાચી હોય પછી ઉખેડવા જાય તૂટી જાય પણ પડ નોખું પડે નહીં એ ભગવાનનો આશરો નહીં એનું અને જેને ભગવાનના આશરે છે એના આમ બે પડે આમ રૂખા પડી જાય ને એકદમ એમ એનો જીવ જુદો પડે છે અને ભગવાન એને દિવ્ય શરીર આપે છે એક ચિન્મય પ્રકાશનું શરીર એવું શરીર આપે છે અને એ શરીરે કરીને એ ભગવાનના ધામમાં ભગવાનની સમીપે જઈને નિવાસ કરે છે આ ભગવાનના ભક્તને ફળ વાલાભાઈ ગયા ભગવાનના ધામને પાણી કેટલી આ આશ્રય જો સામાન્ય વાત લાગે પણ કઈ સામાન્ય છે હવે એ જ સ્વામી એ જ વખતે એક ખેડૂતની વાડીએ સ્નાન કરવા ગયા હતા બે વાત કરીને અત્યારે પૂરું કરી દઈ એ વાડીએ સ્નાન કરવા ગયા હતા તે સ્નાન કરીને પાછા ફરતા હતા રસ્તો હતો ને ત્યાં એ વાડી પાસે જ પટેલની વાડી પાસે બળદ બેઠો હતો એટલે સ્વામી કે ભગત આ બળદ અહીં કેમ બેસી ગયો કોનો છે એ સ્વામી મારો તો નથી ગામમાંનો કોઈનો છે મારે કઈ નામ દેવું નથી બિચારો જ્યાં સુધી કામ કર્યું ત્યાં સુધી કામ કરાવ્યું અને કામ કરતો બિચારો આ બળદ થાકી ગયો એટલે છૂટો કરી મૂક્યો છોડી મૂક્યો તે ફરતો ફરતો અહીં આવતો તે હું એને નિરણ નાખતો પાણી પાતો તે હમણાં સ્વામી બેસી ગયો છે હવે ઊભો થતો નથી એટલે હવે તો બિચારો થાકી ગયો સાવ સ્વામી કે કેટલા દીથી બેઠો છે ઘણા દસ પંદર દીથી એમને બેઠો છે હા હા હે એ સાધુ જળ લાવો લ્યો તુંબડામાંથી જળ લીધું બળદની માથે રેડ્યું શરણ મંત્ર એને બોલ્યા બળદને શરણે લીધો ભગવાન સ્વામિનારાયણ સ્વામીને પાણી છાંટ્યું જય સ્વામિનારાયણ કઈ હાલો ભગત હાલો હાલો આપણે હમણાં બળદને મહારાજ લઈ જશે વિચાર કરો અને હજી આમ થોડું ચાલ્યા બળદ જય ક્યાં શાસ્ત્ર ભણવા ગયો હતો આશ્રય જુઓ હજી એક વાત સાવ સાદી આપણે રાજકોટની બાજુમાં ગુંદાસરા ગામ મૂળજી ભગતનું નામ તમે બધું સાંભળ્યું એની પાસે એનો ખેડ ખેતીમાં બળદ એ બળદ માંદો થયો એ ઢોર બાંધવાનું હોય ને એમાં એ બળદ બાંધેલો થોડો માંદો થઈ ગયો બળદ બિચારો બેઠો રહે પણ મૂળજી ભગતને એમ થાય આ પંદર પંદર વર્ષ સુધી એને ખેતીમાં મદદ કરી દશાંશ વિશાંશ કાઢીને હું ઠાકોરજીને અર્થે વાપરતો એમાં એક બળદનો ભાગ છે હું જે જે મેં ઠાકોરજી સંતોના અર્થે વાપર્યું અમારા ભરણ પોષણ કર્યા એ તો ઠીક છે પણ ઠાકોરજીના અર્થે મેં જે વાપર્યો દશાંશ વિશાંશ એ બધું આ બળદે સેવા કરી છે એટલે બળદની પાસે ગયા એના પાસે બેઠા એના કાનમાં સ્વામિનારાયણની ધૂન કરી જનમંગલના એકસો આઠ મંત્રો બોલાવ્યા બળદ ધ્યાનથી સાંભળ્યા વિચાર કરો ધ્યાનથી સાંભળ્યો અને મહારાજને પ્રાર્થના કરી મહારાજ જેટલું મેં સેવા કરી છે એટલી જ આ બળદે પણ તમારી સેવા કરી છે સાધુને અન્ન રોટલામાં સેવા કરી છે મહારાજ એને હવે આ પીડામાંથી મુક્ત કરો અને આપ લઈ જાઓ એટલી પ્રાર્થના કરીને ભગત આવી ઢોલીએ બેઠા હાથમાં જે માળા લઈ સ્વામિનારાયણ જપવાનું શરૂ કરે ત્યાં ફરજામાં એટલે એ ઢોર બાંધવાનું હોય ને એમાં અજવાળું થયું સહજાનંદ સ્વામી આવ્યા અને બળદને લઈને વયા ગયા ગયા આશ્રય એટલે ભાઈ એક તો વસ્તુ એવી છે આ ઘણી આપણે જોઈએ ને કોઈ મરણ પથારી હોય ને આખું ઘર કાં સૂનમૂન બેઠું હોય અને કાં રોતું કકળતું હોય અરે મરવા ઉપડ્યો હોય તૈયાર થયો હોય ને આ તમે રામાયણ વાંચો કોઈ હરિકીર્તન કરો કોઈ ભજનનું ધૂન કરો નામ સ્મરણ કરો કોઈ ગીતા વાંચો ભાગવત વાંચો રામાયણ વાંચો વચનામત વાંચો ભક્ત ચિંતામણી વાંચો અરે હરિસ્મૃતિ વાંચો અજાણ્યો નર હોય ને તમે હરિસ્મૃતિ વાંચો સહજાનંદ સ્વામી પાસે યોજાય આવું કામ પુરુષોત્તમ પરમ દયાળ કે નાથ નિર્ગ્યા છે પુરુષોત્તમ પરમ દયાળ કે નાથ નિર્ગ્યા શ્રી ભક્તિ ધર્મના બાળ કે નાથ નિર્ખ્યા છે આ સુખદાયી સહજાનંદ કે નાથ નિર્ખ્યા છે સત્સંગી ના સુખ કંદ કે નાથ નિર્ખ્યા છે પુરુષોત્તમ પરમ દયાળ નાથ હરે સ્મૃતિ તો ગળે વળગી જો કોઈની પાસે ગાન કર્યું હોય એનો એનો છેલ્લો છેડો સુધરી જાય છેલ્લો છેડો કાનમાં ભગવાનનું નામ ગુંજે ભલે જે જે કોઈ માનતા જાય હરે કૃષ્ણ શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારે હે માધવ હે મુકુંદ મુરારી એ ગાવ રામ રામ રામ રામ જપ જય રામ શ્રી રામ જય જય રામ જય જય રામ રામ પણ ભગવાનનું નામ ક્યાં રોવું કકડવું કસુન મન બેસવું બસ કાંઈ નહીં બોલો બિચારો પીડાતો માંડ માંડ દેખાતો હોય બાપા હું મણી તમારી મોટી દીકરી પરાયણે આંખ્યું ખોલી એને પોતાનું સ્મરણ કરાવે પણ કોઈ એમ કે બાપા આંખ્યું ખોલો જો ઠાકોરજીની મૂર્તિ છે દર્શન કરો હૈયે રાખો હમણાં પ્રભુ સહાય કરશે આવું કોઈ કરે છે ના કરવા એવું છે ભાઈ આ ભગવાનના નામનો આ પ્રતાપ છે અને આશ્રયનો પ્રતાપ છે એટલે શંકરાચાર્યજી કહે છે સાધનો બીજા કરે બીજી વિદ્યાઓ હોય આત્મનિષ્ઠા હોય જ્ઞાનમાં શિરમોર હોય પણ અંત સમયે કામ આવતું નથી અંત સમયે તો હરિનો આશ્રય અને ભજ ગોવિંદમ ભજ ગોવિંદમ ગોવિંદમ ભજ મૂળમતે પ્રાપ્તે સન્નિહિતે नहि रक्षते डुक्रुय करणे भज गोविंदम भज गोविंदम गोविंदम भज मोरमते सहजानन्द स्वामी